આજે ગરડા પ્રથમનો અઠ્યાવીસમું વચનામૃતમ સત્સંગમાંથી જે સત્સંગી પડવાનો થયો હોય તો એના કેવા લક્ષણો અને સત્સંગમાં વધારો થવાનો હોય તો એના કેવા સ્વભાવ હોય ને કેવા લક્ષણો વચનામૃત બિલકુલ નાનું છે પણ હંમેશા મીટર હોય એ નાનું હોય આ મારા તમારા જીવનનું એટલે કે સાધુઓ અને સત્સંગીઓના જીવન માટે મીટર રૂપ છે સત્સંગમાં રોજ આવીએ છીએ પણ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે એ તો જોવું પડે રોજ આવીએ અને જો ઘટતા જતા હોઈએ તો તો નુકસાની થાય એ નુકસાની ઓળખાય ક્યારે કે જોયે તો ને બહુ જ વિચારપૂર્વક સત્સંગમાં નભવાની જરૂર છે પણ ઝોલા આવી જાય છે અને આ ઝોલા ન આવે એટલા માટે આ વચનામૃત છે મળ્યા પછી છૂટી જાય તો જેના હાથમાંથી સત્સંગ છૂટી જવાનો હોય સત્સંગમાંથી પડવાનો હોય એના લક્ષણ શું તો શ્રીજી મહારાજે પહેલું લક્ષણ બતાવ્યું કે સત્સંગમાંથી જે સત્સંગી પડવાનો હોય એને પ્રથમ તો અસદ વાસનાની વૃદ્ધિ થાય છે અને દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ જ આવે છે અસદ વાસના શું છે કામની લોભની સ્વાદની સ્નેહની આ બધી ભૂખ છે એ સંસારની વાસનાઓ વધે સ્વાદની લોલુપતા વધે માનની ભૂખ વધે સત્તાની લાલસા વધે હે પણ હમણાં તમે ભાઈએ કહ્યું એમ કે સત્સંગમાં જે સાધુ હોય તો એને તો શું વાસના વધવાની છે વાસના તો અમને સંસારીઓને વધે પેલી દ્રષ્ટિએ તમારી વાત સાચી કે સંસારીઓને વાસના વધે કારણ કે વાસના વધવાના વિપુલ સ્થાન છે પરંતુ તમને આશ્ચર્ય થશે થોડું વિચારજો સૌથી વધુમાં વધુ આસક્તિ વધવાનું સંસારની વાસના ઉદય થવાનું જો કોઈ સ્થાન હોય તો એ સાધુઓ છે તમારે તો બૂઠી થતી જાય ક્યારેક થાકો પણ સાધુઓને ખૂબ વધે તમને નવાઈ લાગે ને હા બહુ સારી વાત છે માનની ભૂખ તમને વધતી હશે કે નહીં વધતી હોય તમે જાણો ને તમારા ઘરના જાણે પણ સાધુઓને માનની ભૂખ વધવાના સ્વાદ વધવાના સ્નેહ વધવાના લોભ વધવાના પૂરેપૂરા ચાન્સીસ જેવા ભગવા લુગડા પહેરે એટલે તરત તમારી જેવડા જેવડા દંડવત કરે અને બાપજી કંઈ સેવા હોય તો કેજો બોલો માન વધે કે ઘટે પુષ્પની માળાઓ પહેરાય સન્માનિત શબ્દોથી નવાજાય પાછળ બધા સામાન ઉપાડનારા બીજા આસન પાથરી દેવાવાળા બીજા અને પૂજનીય સ્થાન છે એટલે જેટલી રસાકસી કદાચ બીજે ન હોય એટલી આ ગાદી મેળવવાની કેમ સમાજમાં હોય છે ધાર્મિક સમાજમાં અત્યંત ઉત્કૃષ્ટ માનનું સ્થાન કે રાજાઓ પણ એને નમે પ્રધાનો પણ એને નમે એને જેટલું માન વધે એટલું બીજાને ન વધે બોલો સાચું કે ખોટું એટલે આપણે દેવસ્વામી કહે છે ને કે આપણે સાધુ થયા તો આમાં પહેલી નુકસાની એ કે સિદ્ધ થયા પહેલા પ્રસિદ્ધ થઈ ગયા વાત એ સાચી તરત પ્રસિદ્ધિ મળે તરત સન્માન મળે તમે ગમે તેવા સ્થિતિ વાળા હોય તો તમે અમને જ માન આપવાના છો અમને જ દંડવત કરવાના છો તમે ભૂખ્યા રહીને પણ એમને ફળફૂલ આપવાના છો માન વધે તમને કોઈ પાંચ દિવસ દંડવત કરે તો તમે જોજો ખરા તમારું માન કેવું વધે છે હે સાધુઓને બહુ માન વધે સ્વાદની પણ એટલી જ લોલુપતા વધે રોજ નવી નવી રસોઈઓ બોલો તમારે ક્યાં એવા પડ્યા છે કે રોજ એવા નવરા હોય રોજ પૂરણપોળી જલેબી સાતાન બરફી બનાવવા નવરા છે કોઈ ઘરે જઈને મળો ડાપણ કરવા જો કેરીની સિઝન આવી હા કેરીના રસમાં સૂંચ નાખવી જોઈએ શેની સૂંચ સૂંચની વાતો કરો છો રસ જ નથી તે એકલો સૂંચનો બાકડો વારી જાવ કોઠે નરવી રહે છે કોઠો સાફ થાય છે ખાવા પીવાની રેલમ છેલ છે ગુણાતીતાનંદ સ્વામી કે રોજ બરફીની માટલી આવે તો કેમ રેવાય અને વાત સાચી છે ને કે ગ્રહસ્થોને ત્યાં જેટલા ખાનપાન ન હોય એટલા સાધુઓ પાસે હોય રોજ દેનારા છે તો સ્વાદ વધે કે ઘટે ચાન્સ ઘણા એવી રીતે પદાર્થો આવે તો લોભ વધે સંસારની વાસના જે સત્સંગમાં ટાળવાની છે એની જગ્યાએ વૃદ્ધિ થાય છે પણ બીજી વાત કે તમને સંસારમાં જેટલા માન સ્વાદ સ્નેહ લોભ વધે તો એમાં તમારું કલ્યાણ ન બગડે સંસાર વ્યવહારમાં ગમે એટલું માન વધે તમને મિનિસ્ટર થવાના કોડ જાગે પ્રાઇમ મિનિસ્ટર થવાના કોડ જાગે તમને સોસાયટીના પ્રમુખ થવાના કોડ જાગે તો એમાં તમને સત્સંગમાં વિરોધ નહીં આવે સત્સંગમાં તો તમે આવશો સંતોની પાસે તમે એવો જ હેદભાવ રાખશો તો દુનિયાદારીમાં તમને માન વધશે તો કલ્યાણ નહીં બગડે હા કદાચ બહુ માની સ્વભાવ હશે તો તમારા બહાર જગતમાં વ્યવહાર બગડશે સ્વાદ ખાવાનું બહુ હશે તો તમારું શરીર બગડશે અને કુટુંબમાં ક્લેશ થશે બહુમાં બહુ પણ સત્સંગમાં આવવામાં સાધુઓની પાસે દાસ્તામાં તમને કોઈ તકલીફ નહીં પડે એટલે કલ્યાણ નહીં બગડે તમારા બે પતિ પત્નીમાં ટકરાવ થાય તો મુશ્કેલી જે થતી હોય વ્યવહાર પ્રમાણે થાય પણ તમે બંને માણસો બાજી પડો એમાં તમારો મોક્ષ બગડે હા કે છે સુધરે તો શરૂ કરો આટલો મોક્ષ સુધારવાનો સહેલો રસ્તો હોય તો આજે રવિવારે પ્રોગ્રામ રાખો પાડોશીઓ કે આ છે ને ધમાલ છે તો કે મોક્ષ સુધારીએ છીએ તુલસીકૃત માં નીકળ્યું કઈ તુલસીભાઈ બોલે એટલે તુલસીકૃત રામાયણ તમે સંસારમાં પરણે ગ્રહસ્થ અને પતિ પત્નીના સંબંધી જોડાયેલા જુઓ ને પહેલે વર્ષે પુરુષ બોલે ને પત્ની સાંભળે પુરુષ હોય નહીં પછી એવા જવા દે બણગા મારે હું કોલેજમાં હતો મહારાણા પ્રતાપનો વેશ ભજવતો નાટકમાં શું આપણી એન્ટ્રી જુલિયસ સીઝર થતો ભાઈ ભાઈ સીઆર થતો સીએસ થતો આટલા મિત્રો નામ ઓલા બધા સાંભળે કારણ સાંભળી જ રહેવું પડે નવા નવા હોય પણ બીજે વર્ષે ઉલટું થાય પત્ની બોલે અને પતિ સાંભળે પછી બોલવાનો વારો એનો સાંભળવાનો વારો વારો પત્ની તરત શરૂ કરે આયા છે ઘરમાં ચોખા ડબલામાં તેલ છે પૈસા છે ખિસ્સામાં અને હવે આ પછી રૂંઢ મૂંઢ થઈને સાંભળી રહી બીજે વર્ષે પત્ની બોલે પતિ સાંભળે ત્રીજે વર્ષે બે બોલે ને પાડોશી સાંભળે હવે એવો અહમ ધુમાડે જાય અને એવો ડોખો થાય પાડોશીઓ કે જોવો લાગી જોવો લાગી ત્રીજે વર્ષે બે બોલે ને પાડોશી સાંભળે ચોથે વર્ષે કોઈ બોલે નહીં કોઈ સાંભળે નહીં કેમ છૂટા છેડા જો ટક્કર થઈ તો બહુ થયું તો નોખા પડી ગયા એમાં કલ્યાણ બગડ્યું કઈ એમાં કે મોક્ષ ન બગડે અને છૂટાછેડા થઈ ગયા પછી ફરીથી પરણો ફરીથી છૂટા છે ત્રીજું પરણો ફરીથી પાછું છૂટું થાય ચોથું પરણો તોય મોક્ષ બગડે વ્યવહાર છે સામાજિક રૂધિબંધનો પ્રમાણે તમે વરો પરણો છૂટા થઈ જાઓ જે થાય તેમાં મોક્ષ બગડતો નથી એક જણો સાતમી વાર વાણીઓ ઘોડે ચડ્યો બાપો બાપો તે જાણ ભેદું પત્રકારને વિચાર થયો કે આ વેપારીને પૂછવું જોઈએ કે સાતમી વાર તમે ઘોડે ચડ્યા તો તમારો અનુભવ શું તો પૂછ્યું શેઠ સાહેબ આ સાતમી વાર ઘોડે ચડ્યા તમારો અનુભવ તો કે માથાકૂટ નહીં ઘોડે ચડતા આવડી ગયું મોક્ષ બગડતો નથી માનની સ્વાદની સ્નેહની ગમે તેટલી સંસારમાં ટક્કર હોય તો સત્સંગમાં વાંધો આવતો નથી ઘણા એવા હોય છે બહાર બહુ માની હોય પણ સાધુઓ પાસે ધાસ હોય છે પણ હવે જોવાની વાત એ છે કે એના એ દોષ જો સત્સંગમાં વધે અને એની પૂર્તિ સત્સંગમાંથી કરવાની ઈચ્છા થાય અને સત્સંગમાં એ સ્વભાવ ટકરાય તો એ અસદ વાસના સત્સંગમાંથી પાડનારી બને આટલું અસદ વાસનાનું ક્લેરિફિકેશન તમારી પાસે મારી પાસે હોવું જોઈએ બાર માન રાખો કોઈક તો એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં આપણું માન ઓગળતું હોય કોઈક તો એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં આપણી લાલસાઓ છૂટી શકે એવું એક સ્થાન હોવું જોઈએ તો એ સત્સંગ છે પણ એ સત્સંગમાં જો આ લાગે સત્સંગ તો ઠારનારો છે અને ત્યાં આગ લાગે ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર હોય એમાં જ આગ લાગે તો કોણ ઠારે એટલે સત્સંગમાં જો વાસના પૂર્તિ કરવામાં આવે તો ટકરાય માનની ભૂખ સત્સંગમાં જાગે મને સાધુઓ મોટા હરિભક્તો મને સન્માન આપે મને મોટેરો કરે મને ટ્રસ્ટી બનાવે હું કહું તેમ થાય જો હવે મોક્ષમાંથી સત્સંગમાંથી પડશે તમે તો રાખો તો રાખો પણ અમારે તો એ સત્સંગ સાધુઓમાં ભેળું રહીને જ આ ઉગે તો પછી પૂર્તિ કરવા તો બહાર જવાનું હોય એને તેવું ન થાય કે મને ભેળા થઈને મને સરપંચ બનાવે એને અહીંયા હોય ને કે અહીંયા મને હોદો મળે અથવા મારું માને મારી સત્તા ચાલે પાંચ જણા મને પૂછે સત્સંગમાંથી પડવામું થાય ત્યારે અસદ વાસના સત્સંગમાં પોષણ કરવા મથે અને સત્સંગમાં વધે અને એ વાસના કઈ પૂરી થાય નહીં એટલે ટક્કર થાય અને ટક્કર થાય એટલે અવગુણ આવે રામાનંદ સ્વામીનું બહુ સરસ મજાનું એ એકદમ આબેહૂબ દ્રષ્ટાંત ફિટ થાય એવું ને રામાનંદ સ્વામીને સાઠ સંતોનું મંડળ મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી આનંદ સ્વામી સંત દાસજી હે હરિભક્તો પણ કેવા મોટા પર્વતભાઈ ગોવર્ધનભાઈ મયારામ ભટ્ટ એમ જ સ્વામીનો સાઠ શિષ્યોમાં એક શિષ્ય તે રઘુનાથ દાસ ભણેલો ગણેલો વિદ્વાન કાર્યકુશળ વહીવટકુશળ વાચાળ બધી રીતે બરાબર હવે એને માનની ભૂખ અસદ વાસનાનો પ્રથમ ઉદય થાય રામાનંદ સ્વામી પછી હું સત્સંગનો રણીથણ હવે સ્વામીને જે રીતે પૂજતા હોય લોકો જે ભાવ આપતા હોય એટલે આ ગાદી ઉપર બેસવાના સાધુઓને બહુ કોડ જાગે રઘુનાથ દાસને થાય કે રામાનંદ સ્વામી પછી તો હું જ છું કારણ કે સ્વામી પણ એને વ્યવહાર કુશળ એને પૂછે એને આગળ રાખે એને સાથે ફેરવે કોઈ કાર્યની સૂચિ હોય તો પણ એમને જણાવે અને રઘુનાથ દાસને તેમ જ કે બસ મુક્તાનંદ સ્વામી તો ભોળા છે એને વ્યવહારમાં કંઈ ખબર જ પડતી નથી ભલે ને વડીલ હોય પણ હવે એ તો ભોળા છે એટલે એને એનું કામ નથી આ સત્સંગ સાચવે બહોળો સત્સંગ લક્ષાવધિ મનુષ્ય એના માટે તો હું જ કાબેલ છું પરંતુ બન્યું એવું અઢારસો ને છપ્પનમાં સહજાનંદ સ્વામી ફરતા ફરતા લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામી તો ભુજમાં હતા અને ત્યારે પણ રઘુનાથ દાસજી સાથે જ હતા અને નવ મહિના પછી રામાનંદ સ્વામીનું સાથે નીલકંઠ વર્ણીનું એટલે સહજાનંદ સ્વામીનું પીપલાણામાં મુલન થયું મળ્યા પણ જેવા નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની સાથે લોજથી ચાલીને આવ્યા અને રામાનંદ સ્વામી ઊભા થઈ ગયા એકદમ દોડ્યા દંડવત કરતા રાખીને છાતી સરસા જાતા આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી રામાનંદ સ્વામી જાણે પાગલ થઈ ગયા એવા થઈ ગયા કોઈ દિવસ રામાનંદ સ્વામી કોઈને ભેટા નહોતા કોઈ હરિભક્તને નહીં કે કોઈ સાધુને નહીં આજે જોઈ રહ્યા કે આજે આ નાનકડા છોકરા બ્રહ્મચારીને અને રઘુનાથ દાસની ચાર આંખો થઈ ગઈ કાટલું સન્માન અવધવ અવતાર રામાનંદ સ્વામી ગમે તે આવે પોતાના આસન ઉપરથી ઉઠે નહીં અને એનો અંક તો કુંવારો હતો કોઈને ભેટા નથી અને આજ અને આંખમાંથી આટલા આંસુ પીઠ થાવડતા જાય અને રામાનંદ સ્વામી બોલતા જાય એ મુક્તાનંદ એ સુખાનંદ એ સાંભળો સાંભળો સાંભળો વર્ષોથી અમે જેની રાહ જોતા હતા ને એ આવી ગયા છે આવી ગયા છે અમે કહેતા હતા ને કે અમે તો ડુગડુગડી વગાડનારા છીએ પણ ખરો વેશ ભજવનારા તો આવનારા છે એ આવી ગયા છે બધા સત્સંગીઓ તો રાજીના રેડ આનંદ આનંદ પણ રઘુનાથ દાસજીનું મોઢું જ પડી ગયું અરે મારી ગાદી જશે રામાનંદ સ્વામી તો પાસે બેસાડે ભાવથી ભોજન કરાવે લોજ આવ્યા પણ જાણો છો એ પ્રમાણે સહજાનંદ સ્વામીનું નીલકંઠવર્ણી નામ એટલે પુલહાશ્રમમાં તપસ્વીઓ પાડેલું નામ કે નીલકંઠ એટલે શિવજી જેવું તપ કરે મહાયોગી કે પાણી પીવે તો કંઠમાંથી પાણીની ધાર દેખાય આરપાર એવું શરીર થઈ ગયું પાણી દેખાય અને પોતે જ વચનામૃતમાં બોલે છે સજાનંદ સ્વામી કે એવું તપ કર્યું કે ઠેસ વાગે તો પાણીનું ટીપું નિસરે પણ લોહી તો નિસરે જ નહીં એમના સ્વમુખના વચન છે લોહી નહીં શરીરમાં બોલો આ ઉગ્ર તપશ્ચર્યા એને હવે રામાનંદ સ્વામી પરાણે ભોજન કરાવે છે અને રઘુનાથ દાસજી બળે છે બસ રાત દિવસ બળે છે સરસ શીરો બનાવડાવે પકવાન બનાવડાવે રામાનંદ સ્વામી પાસે બેસી અને જમાડે લ્યો વરણી જમો ના સ્વામી મારે જમવું નથી મને ન જમાથી સુખ છે તમારા દર્શનથી સુખ છે તમારી વાણી સાંભળીને તૃપ્તિ થાય છે એમ કઈ આંખમાં આંસુની ધાર વહેવા માંડે રામાનંદ સ્વામી પોતાની ચાદરથી નીલકંઠ વર્ણિના આંસુલું છે આ બધું રઘુનાથ દાસજી શે જોવાય જમવાની બહુ ના પાડે ને જાણવા જેવી વાત છે એટલે રામાનંદ સ્વામી ધીમેથી નીલકંઠ વર્ણીના કાનમાં કીએ વાલમ જમી લ્યો હજી સત્સંગમાં બહુ કામ કરવાના છે અને પટોદય મહારાજ જમી એક શબ્દ ન બોલ વાલમ જમી લ્યો ને હજી સત્સંગમાં તો બહુ ઘણા કામ કરવાના છે એક શબ્દ ન બોલે અને જમી શું કાનમાં કહે છે એ રઘુનાથ દાસને સમજાય નહીં પણ એને કાનમાં કાંઈક કહે છે અને રઘુદાસને ભણકા વાગે કે ગાદીના ધણી તમે છો એમ કહે છે બહુ સમજવા જેવું પાત્ર છે અને મહારાજ કીધું ને વચનામૃતમાં અહીંયા લક્ષણો બતાવતા કે દિવસે ક્યાંય સુખે કરીને બેસે નહીં રાત્રે નિદ્રા પણ આવે નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે કોઈ પણ એક વાસનાનો ઉદય થશે તો આ જ દશા આવશે તપશ્ચર્યા એવી જમાડે છે છતાં શરીરમાં મહારાજ કે અમે એવું તપ કર્યું કે પસીનો વળે નહીં કે અમે સાંભળ્યું હતું કે પસીના દ્વારા પણ શુક્ર વહી જાય છે એટલે અમે એવું તપ કર્યું કે પસીનો જ વળે નહીં પણ શરીર માટે સ્વસ્થ શરીર માટે પસીનો આવશ્યક છે રામાનંદ સ્વામીએ પસીનો વળે એટલા માટે નીલકંઠ વર્ણીને સહજાનંદ સ્વામીને આવળના પાન લાવી લસોટી લોપરી બનાવીને આખા શરીરે એના પાટા બંધા આવું કંઈક ઉપચાર હશે એ સ્વામી જાણતા હશે અને પેલો રઘુનાથ દાસ છે એ વાતો કરે રે રે આ રામાનંદની સાઠ વર્ષે બુદ્ધિ નાઠી એક ઉત્તર ભારતથી રખડતો રખડતો છોકરો આવ્યો છે જોજો શબ્દો એના બેઠા શબ્દો છે આ એક ઉત્તર ભારતથી રખડતો એક છોકરો આવ્યો છે અત્યાર સુધી બહુ મોટી સીધાઈની વાતો કરી પણ એક નાનકડો અજાણ્યો છોકરો આવ્યો છે જો એમાં કેવા લેવાઈ ગયા છે એના મોહપાસમાં બંધાઈ ગયા છે હવે આમાં છે શું તમે ગમે તેટલું કરશો એનું શરીર તો જુઓ સ્વામીને એમ છે કે હું આવળના પાટા બંધાવીને સારું સારું ખવડાવી એને જીવાડી દઉં એ બધા સાંભળો સાંભળો સ્વામીને તો અક્કલ જ રહી નથી આને તમે ગમે તેટલું કરશો એની પાછળ કેટલી જીવ હિંસા સ્વામી દયા ધર્મ ભૂલી ગયા છે આપણે તો આપણા માટે દાંતણ ન કપાય હિંસા થાય વનસ્પતિની એની જગ્યાએ સ્વામી પોતે આવળને લસોટે અને આને પાટા બાંધે આ ક્યાં ગયો ધર્મ ક્યાં ગઈ અહિંસા મોહ મોહ પામી ગયા છે આના માટે આટલું પાપ અને આ તો છે ઠરડા જેવું જ આ છોકરો કઈ જીવવાનો નથી આમે મરી જવાનો છે રઘુનાથ દાસ કે આને તમે ગમે તેટલું ખવડાવો ગમે તેટલું જતન કરો તો આમ મરવાનો છે ને સ્વામી પાપના ભાગી થશે કોક સમજાવો આ બુઢાને કોક તો સમજાવો અને કદાચ રઘુનાથ દાસ કે આ નીલકંઠ વર્ણી જીવી જશે તો એનો ટાંટિયો ક્યાંય ટેક્યો છે તે અહીંયા ટકશે કાલ સવારે હાજો નરવો પલિતા જેવો થઈને વયો દાવત તો આ બધું શું એની પાછળ બધું લદુક પદુક થવાનું અને આ મુક્તાનંદ મુક્તાનંદ નહીં કે અકલ ન રહી અમથા કે હું બધાની માં જેવો છું જેમાં કેમ હાએ હા કર્યા રાખે આમ કયો તો આમ આમ કયો તો આમ કોઈ બેઠક જ ન મળે મને તો કોઈ પૂછતું જ નથી હવે સત્સંગી માત્રનો અવગુણ આવે આ ગ્રહસ્થો કોઈ બોલતા નથી પણ ગ્રહસ્થો ક્યાંથી બોલે એને છોકરામાં જેમ મોહ હોય એમ આમને મોહ લાગ્યો એટલે કોણ કોને ટોકે અને કોણ કોને રોકે પર્વતભાઈના અવગુણ ગોવર્ધનભાઈના અવગુણ મયારામના અવગુણ મુક્તાનંદ સ્વામીના અવગુણ હું એક સમજુ છું હું ડાયો છું બસ રામાનંદ સ્વામી કે રઘુનાથ દાસ સાંભળ સાંભળ તું જીવ હિંસાની વાત કરે છે ને આ બ્રહ્માંડ આખાના જીવને મારીને એને કૂટી લસોટી લોપરી બનાવી આ નીલકંઠ સહજાનંદને શરીરે હું પાટા બાંધું ને તોય ઉલટાનું પૂર્ણ થાય પાપ ન થાય જા અને તું આવળના પાંચ પાંદડાની વાત કરે છે પણ જીવ આખાના બ્રહ્માંડ આખાના જીવ મારીને લોપરી કરીને આને શરીરે વાટું તો મને ઉલટાનું પૂર્ણ થાય પાપ તો વાત જ નથી પણ રામાનંદ સ્વામીની સામે રઘુનાથ દાસ પડ્યો પણ તમે જોયું તુલા રાશિ એટલે રત રામાનંદ સ્વામીની સામે એની જ રાશિ સમજે રાશિ રાશિ જ નડે પરંપરા છે રામાનંદ સ્વામી સામે રઘુનાથ દાસ રામ એની સામે રાવણ કૃષ્ણ એની સામે કંસ જીસસ એની સામે જુડાસ ગાંધી એની સામે ગોળ એટલે જેને કોઈને ઘરમાં બે રાજીના ભેળા થયા હોય આ તો હું રમૂજમાં કઉ છું વળી પાછા નહીતર મને ખરેખર થોડા વખત પેલા પૂછવા મને કે તમે એકવાર આવું બોલેલા કે રાશિ રાશિમાં લગ્ન ન કરાય સાચું તો એવું નહીં તમે મૂર્તિમાન રાશિ જ જો પરણો ને નહીં તો લટકી રહ્યો રામાનંદ સ્વામી નો ગુણ આવે છે એમાં તો રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદીએ બેસાડી ધુરા સોંપી દીધી દેહ ત્યાગ કરી દીધો રઘુનાથ દાસ ઉના દૂધ સામે બિલાડું તાકી રે એમ તાકી રહ્યો હક વયો ગયો હવે ક્યાંય નિરાશ થતી નથી સત્સંગમાં ફરે બધીએ ફરતા ફરતા છેક જેતલપુરના અમદાવાદ બધા સત્સંગીઓને <clears throat> ભેળા કરે સાંભળો રામાનંદ સ્વામીએ મને સર્વ ઐશ્વર્ય આપ્યું છે મારામાં એ અંતર્યામી રૂપે પ્રવિષ્ટ છે હું સર્વશક્તિમાન છું ગાદીનો અધિકારી છું બાકી બીજા કોઈ રણીધણી નથી કલ્યાણ જોતું હોય એનો ખરો વારસદાર તો હું છું બધા સત્સંગીઓ હોય સમજણ સરખી હોય ભરમાઈ જાય ભાઈ આજે ભરમાય છે ત્યારે ભરમાય બધા કે વાત સાચી હો કારણ કે રઘુનાથ દાસ આમ બધે પહેલેથી ઓળખાણ રામદાસ સ્વામી હતા ભાઈ રામદાસજી એમણે મહારાજને મુક્તાનંદ સ્વામીને કાગળ લખ્યો કે આ બાજુ તો રઘુનાથદાસજી બહુ રંજાડ છે હરિભક્તો બધા મતભેદ થવા માંડ્યા છે રામાનંદ સ્વામીનો સત્સંગ ચૂથાઈ જાય છે શ્રીજી મહારાજ આવ્યા છે રઘુનાથદાસને મળવા ગયા સામે ચાલી રઘુનાથદાસ <clears throat> મહારાજને બેસવા માટે બધા સંતો હોય એમણે ગાદી નાખી દીધી કારણ કે ગાદીપતિ તો એ છે તો રઘુનાથ દાસ એની મેળે મહારાજે ગાદી ઉપર બેસી ગયો મેં મહંત હું મહારાજ તો નિર્માની છે એ બાજુમાં બેસી બીજા ઉગ્ર થયા મહારાજ કે ના આપણે માન સન્માનની વાત જ નથી અહીં બેઠા છે મહારાજ સમજાવવા માંડ્યા સમજો મહારાજ કે રઘુનાથદાસ ભાઈ આપણે બધા એક કહેવાય સમજો સત્સંગમાં હંપીને રહ્યો સ્વામીએ જે કર્યું એ પ્રમાણે આપણે રહેવું જોઈએ અમે કાંઈ ઈચ્છા કરી નથી અમારી કોઈ માગણી નથી છતાંય સ્વામીની જે ઈચ્છા એમાં મારે તમારે રહેવું જોઈએ છતાંય તમને જો ઈચ્છા હોય તો હું તમને અમદાવાદ દેશના તમને મહંત કરી દઉં તમે સાચવો સત્સંગ અમને કોઈ વાંધો નથી રઘુનાથદાસ કાંઈ બોલતા નથી મહારાજ ફરી ફરીને કહે છે કે આ બધા વડીલ છે મુક્તાનંદ સ્વામી તો તમારાથી મોટેરા છે એનું અપમાન ન કરાય અમે તો ઠીક હજી નાના છીએ તમારી આગળ બાળક કહેવાય પણ સંતો એમાં ભગવાન રહ્યા છે માટે સંતોનું અપમાન ભગવાન સાંખે નહીં માટે અદબ રાખ ગમે તેવા સત્સંગમાં મોટા થયા હોય તો સત્સંગના દાસ રહ્યો એટલું કહ્યું ને રઘુનાથ દાસ વિફર્યા સાંભળો તમારી ઉંમર શું છે મારી આગળ તમારો અનુભવ શું છે વળી તમારો વિદ્યાભ્યાસ શું છે હું તમને જાણું છું ગાદી પડાવવા માટે તમે સ્વામીને ભોળવી લીધા છો એવી મીઠી મીઠી વાતો કરી અને ભોળવી લીધા બહુ મોટા તપસ્વી છો એમ માનીને શરીર સૂક્યું નિસ્પૃહી છો એમ માનીને કોપિનભેર રહ્યા નિર્માની છો એમ માનીને શાણવા સાણવાસીદા કર્યા એટલે સ્વામી તમારી લપેટમાં આવી ગયા અને સ્વામીએ તમને ગાદી સોંપી દીધી આ બધું તમારું કાવતરું હતું જો તમે ખરા તપસ્વી હોત ખરા નિષ્પૃહી હોત તો અત્યારે કેમ પોપીન પર રખડતા નથી અત્યારે કેમ ભક્તો સરસ મજાના વસ્ત્રો લાવે તો પહેરો છો અત્યારે ભક્તો સરસ મજાના થાળ લાવે છે તો શું કામ જમો છો તપનું અંગ હતું તો કેમ નથી મીંધી આવડને મરચા કાયમ ખાતા તો આ તમારું દેખીતું નથી ષડયંત્ર સાંભળનારાને શું થાય સાચું કહેજો આ અવગુણની જે આખી આખી આખી આખી જે થિયરી થિયરી છે ને એ બહુ જાણવા જેવી હોય છે પાછળનું કંઈ દેખાય નહીં સામે બધું દેખાય મહારાજ મૌન છે માટે તમારે સત્સંગમાં રહેવું હોય તો તમે આ હું કહું એમ રહો નહીં તો સત્સંગ છોડીને ચાલ્યા આમ જે આ વાત થાય છે ત્યાં બાર કોલાહલ બોલ્યો મહારાજ તો અંતર્યામી છે સંતોને કીધું સંતો હવે રઘુનાથદાસભાઈ તો કાંઈ માને એમ નથી કાંઈ સમજી એમ નથી હશે હાલો આપણે અહીંયા રહેવું એ ઠીક નથી એટલે ઉઠીને બીજે દરવાજેથી બહાર નીકળ્યા આ બાજુ શું બનેલું ગા અમદાવાદની અંદર લોલંગર બાવાના બધા બાવાઓ બધા રખડે કે સહજાનંદ જીવન મુક્ત હાથ આવે ને તો ટાટિયા ભાંગી નાખવા છે અને એને ખબર પડી કે આ આ જગ્યાએ બેઠા છે ને એ બધા ધોકાન ચીપિયા લઈને આવ્યા અને આવીને જોયું તો ગાદી ઉપર તો કોણ બેઠું હતું ભાઈ એ રાહ જીવન મુકતા ત્યાં કોણ ઓળખે છે મહારાજ તો નીકળી ગયેલા ક્યાંય પૂછ્યા ઘાંસ્યા વગરના ધોકા લાકડી ધ્રુમાંગ ધ્રુમાંગ બાપા હુલડ બોલ્યું આખું જુહાપુરાણ ટોળ હોય બોલો એના શિષ્યોને મળતિયાઓ મારે મારીને અધમુઆ કરીને તોડી નાખ્યા પછી વૈયા ગયા મહારાજને વાત મળી મહારાજ કહે રામ રામ રામ રામ આ તો મુક્તાનંદ સ્વામી જેવા સંતોના દ્રોહનું ફળ છે પછી સત્સંગમાંથી વિમુખ થયા અને પોતાની રીતે ફરતા પણ આ બે હુબ લક્ષણો અવગુણ સત્સંગી માત્ર નો આવે હું એક સમજુ છું બીજા કોઈ સમજતા નથી અને અર્ધ વળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે ક્રોધ તો ક્યારેય મટે નહીં મહારાજ કે આવા લક્ષણો જણાય ત્યારે જાણવું કે સત્સંગમાંથી પડવાનો થયો છે જે વાસના સત્સંગમાં પૂરી કરવા ઈચ્છે છે પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય મેઘજીભાઈ હતા માંગરોળના તો એ ગ્રહસ્થ હતા પણ છતાં એમને સત્સંગમાં પોતાનું માન પૂરું કરવાની ઈચ્છા થઈ તો એમનું પણ પતન થયું ભગવાને ઉગારી લીધા સત્સંગમાં પૂર્તિ એટલા માટે ન થાય સત્સંગ એના માટે નથી પહેલી વાત સમજવા જેવી એ છે કે આપણે કહ્યું ને કે સત્સંગમાં ઉલટાનું સ્વાદ માન બધું વધે છે વાત સાચી પણ એ જ સત્સંગની ખૂબી છે અને એ જ સત્પુરુષોની ખૂબી છે કે જ્યાં શુદ્ધ સત્સંગ શુદ્ધ સત્પુરુષો વસે છે એ જ ખરો સત્સંગ છે અને ત્યાં વાસના પૂર્તિ નહીં થાય સત્સંગ ભેળાઈ ગયો છે અસત્પુરુષો છે તો ત્યાં બધી પૂર્તિ થશે તમને આસન ગાદી બધું મળશે તમને પાન મસાલા બધું મળશે તમને હારતોરા બધું મળશે પણ ખરો સત્સંગ ક્યાં છે કે જ્યાં તમારા સ્વભાવ મારા સ્વભાવ આપણા દોષ એને ઘસવારો લાગે એ સત્પુરુષો છે કે એને ભોગ વિલાસની તમામ સામગ્રીઓ આપવામાં આવે છે પણ એ ભોગવતા નથી એવાને એવા ત્યાગી છે એને સારા વસ્ત્રો આપો એ રાખતા નથી એને પૈસાના ઢગલા કરો એ આપી દે છે આવે છે ખરું કશામાં લે પાતા નથી કોઈ જોવે તો એમ થાય કે ઘણું બધું ઠલવાય છે પણ એમાંથી કશું જ એ પોતાના માટે ક્યારેય વાપરતા નથી આવા નિષ્પૃહ આવા ત્યાગી આવા નિષ્કલંક છે એ ખરા સત્પુરુષો છે પણ જેને પોતાની વાસના પૂર્તિની ઈચ્છા છે તો આવા સત્સંગમાં પૂર્તિ ક્યાંથી થાય આ તો નિર્માની થવાનો જ પાઠશાળા છે આ તો નિસ્વાદી થવાની પાઠશાળા છે નિસ્પૃહી થવાની પાઠશાળા છે માન વધારશે તો સાચા સંતો ટોકશે એને લલોચપો તો નહીં રાખે કારણ કે એના તો જીવનું કલ્યાણ કરવું છે આ લોકનું સારું કરવાનું બહુ તાન નથી સાંભળો મુક્તાનંદ સ્વામી મંડળ સાથે ગામડે ફરતા ને વીસ પચીસ સંતોનું મંડળ હોય હરિભક્તો સૌ સારી સારી રસોઈ આપે મુક્તાનંદ સ્વામી બધા સંતોને ડાબા બારડા ઉપર અહીંયા દોરો બાંધે અને રોજ મુક્તાનંદ સ્વામી એ બધા સાધુના બારડા ઉપર બાંધેલો દોરો છે એને જોવે રસોઈ આવે એક બે દિવસ રસોઈ થાય વળી સારું સારું ભોજન મળી ગયું હોય તો દોરો શરીર પુષ્ટ થાય એટલે દોરો ટાઈટ થાય બોલો આવું મીટર ક્યાંથી કાઢ્યું એમણે એટલે મુક્તાનંદ સ્વામી રસોઈ બંધ કરે ક્યારેક રસોઈઓ લે ક્યારેક બિલકુલ ન લે કાચું કોરું ખવડાવે સંતોને તપ કરાવે દોરો ઢીલો થઈ જાય સ્વામીને લાગે કે બહુ ઢીલો પડી ગયો છે તો ફરીથી ખવડાવવાનું સારા ભોજનનું સંતોની ખબર બરદાસ્ત રાખે એને ભગવાનની સેવામાં મોકલવા છે આ લોકમાં રોકી નથી રાખવા સત્પુરુષ એ છે કે એને આશરે રહેલા જીવના દોષ વધે નહીં એ તો રખેવાળી કરે છે ધોબી છે ડાગો દેખાય તો ધોઈ કાઢે અને ડાગો ધોવા માટે ધોકો જ લેવો પડે કઈ ડાગો પડ્યો હોય મેલ પડ્યો હોય તો પછી એને હાથ જોડીને તમે કઈ શ્રી વાસુદેવ કરો એટલે કઈ વયો જાય તમે હનુમાનજીને આણ આપ્યો હવે વાગી જાઓ કપડામાંથી નહીં તો ભૂખા કાઢી નાખશે હનુમાનજી એમ કઈ લુગડા ઉજળા ન થાય તો સાધુ ધોબી છે અને તમે જોયું એ કાંકરિયાનું તળાવ કે કોઈ બી જે તળાવ હોય ત્યાં ધોબી લુગડા ધોતો હોય આખા ગામના મેલા ધોવે અને એવા ઝીકાવતો હોય હે અને મેલ હરડાટી જતો હોય પણ તમે એક જોયું આખા ગામના લુગડા ધોબી ધોવે પણ એ કછોટા ભર હોય લુગડા આખા ગામના આખા ગામની ફેશન એની પાસે પણ એ કછોટા ભર હોય એનો અર્થ શું છે કે એવા સત્પુરુષો બધાના દોષ ધોવા માટે રાત દી મથે પણ પોતે એવા નિષ્કલંક છે એટલે ધોબી થવું હોય તો હારા લુગડા પહેરીને ધોવાય નહીં એ પહેર્યા હોય તો બધા મૂકી કસોટો વાળીને ધોવાય કેમ લુગડા ધોવા હોય ત્યારે આ બધું રાખે ફફડ ફફડ થયા કરે એમ બીજાના દોષ ધોવા હોય તો પેલા પોતાના હળવા કરવા પડે ધોવા પડે એટલે સાધુ એમાંથી એકાદ કોઈ હોય એને સ્વાદની લલુપતા હોય મહારાજને કાગળ લખ્યો કે મહારાજ તમે અમારી ગર્ભવાસોમાં રક્ષા કરી છે લકચોરાસી થકી હે પ્રભુ દયાળુ સહજાનંદ સ્વામી રક્ષા કરી છે જન્મ મરણ થકી રક્ષા કરી છે હે પ્રતિપાલક હે યધમો ધારક પરંતુ આ આ જન્મે અનાત્માનંદ અને મોદકાનંદ થકી મારી રક્ષા કરજો મહારાજ પાસે કાગળ આવ્યો મહારાજ કે આ શું છે અને ત્યારે મુક્તાનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું આવી ગયેલું મહારાજે પૂછ્યું કે સ્વામી આ કાગળમાં સ્વામી કે કંઈ નથી મહારાજ મને કંઈ ખબર પડતી નથી કેટલા ભળા ભોલા સાધુ હશે પછી આત્માનંદ સ્વામીને પૂછ્યું એટલે એમણે કહ્યું કે મહારાજ આ અનાત્માનંદ એ મારું નામ પાડ્યું છે અને મોદકાનંદ એ મુક્તાનંદ સ્વામીનું નામ પાડ્યું છે વાસના ક્યાં લઈ જાય છે અમને મુક્તાનંદ સ્વામી ભૂખે મારે છે મહારાજ કે સ્વામી આવું છે મહારાજ એવું લાગતું હશે પણ મારો તો આ આશય હતો એટલે હું આવું કરતો હતો મહારાજ ઊભા થઈને સ્વામીને ભેટી પડ્યા આ હા જીવનું ભલું કરવાનું અમારા કરતા મુક્તાનંદ સ્વામી કેવું જતન કરે છે અને આવા સાધુનો અવગુણ લે છે વાસના પૂરતી ન થાય કારણ કે બેની દિશાઓ અલગ છે એકને ભોગ ખપે છે બીજાને યોગ ખપે છે એકને ઉત્તર જવું છે બીજાને દક્ષિણ જવું છે ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરવા જતા એમાં એક ગામ જવાનું થયું એટલે રસ્તામાં એક વાડી આવી તો મોટા મોટા તુમડા રાખતા બહુ મોટા ત્યારે એટલે મુક્તાનંદ ગુણાતીતાનંદ સ્વામી કે આપણે અહીંથી બધા તુમડા ભરી લ્યો એટલે સાંજે હરિભગતને ત્યાં આપણે જઈએ તો બિચારાને ઉતારા પાણી કરી પાણીની સગવડતા હોય ન હોય ક્યાં દોડાવવાય અને હવ પોતપોતાને સવારે નવાય એટલું પાણી ભરી લ્યો અને તુમડા ભરી લીધો પણ એમાંય હોય ને હવે આટલો બધો ભાર ઉપાડીને જવાનું એક ગાવ હરિભક્તો ત્યાં જ જવાનું છે હરિભક્તો સેવા ન કરે તે કોણ કરે એ બિચારા કઈ ના પાડે છે પણ સ્વામી ડાપણ જ ક્રિયા કરે બધી હવે ત્યાં બે હાંડા પાણી જોતું હોય તો આખા ગામના માણસો છે પણ ન હોય ત્યાંથી ઊભું કરે તો સ્વામીને એ દ્રષ્ટિ હોય કે કોઈને બોજારૂપ ન થવું આપણાથી થતું હોય તો બીજાને માથે ભાર ન કરવો બેની દ્રષ્ટિ જુદી એટલે જો દ્રષ્ટિમાં વૃત્તિમાં ફેર હશે વાસના જુદી હશે તો ટક્કર થશે અવગુણ આવશે ગુણાતીતાનંદ સ્વામી નજીકની વાડી મૂકી અને દૂરની વાડીએ નાવા જાય તો ઓલા સાધુ હોય કોઈ તે કે લેવા અહીં નાય નથી લેવાતું કેટલા ટાટિયા તોડાવે કોણ કીએ પણ કેવા જાઓ તો ધખવા માંડે બોલાવ્યા થાય નહીં આપણું કોઈ માને નહીં નહીતર આપણે સમજીએ એવું કોઈ ન સમજે કોઈએ કીધું સ્વામીને સ્વામી તમે નજીકની વાડીએ નાહી લેતા હોય તો અમુક સંતો એમ કે છે સ્વામી કરે ભગવાન એને શું જીવની ખબર પડે કલ્યાણની શું ખબર પડે એ નજીકની વાડીએ તો આપણે એક બે દી ગયા પછી એને સત્સંગ કરાવી દીધો હવે દૂરની વાડીએ જઈએ કોઈની વાડીએ સ્નાન કરીએ નવાની ઓળખાણ થાય મહારાજની વાત કરીએ એ સત્સંગી થાય એ બિચારા ભવપાર થાય આપણે તો કલ્યાણ કરવા રખડીએ છીએ કંઈ નાઈન બેસી રહેવા થોડા રખડીએ છીએ પણ જીવની દ્રષ્ટિ અને સંતની દ્રષ્ટિમાં ભેદ છે એટલે સત્સંગમાં એની પૂર્તિ થાય નહીં એટલે કોઈ અસદ વાસના સત્સંગમાં પૂર્તિ કરવાની આપણને ઈચ્છા થાય તો સમજવાનું પેલું પગથિયું ચડી ગયા છે શેનું પડવાનું હવે પતન નજીક છે પોતાની વાસના પૂર્તિ ન થાય એટલે બીજામાં અવગુણ દેખાય દોષ કોનો છે દોષ પોતાનો છે એક જણો ઓફિસે થયો ને પત્નીએ ફરિયાદ કરી એ કે લોકોમાં ક્યાંય હવે પુણ્ય જેવું રહ્યું નથી ધર્મ જેવું કંઈ રહ્યું નથી સદાચાર જેવું કંઈ રહ્યું નથી લોકો બધા બગડી ગયા અને કળયુગ તો માજા મૂકી દીધી છે ધુમાડે ગયો છે કળયુગને જ્યાં જોવે ત્યાં બસ હાહાકાર છે આમાં કેમ જીવવું એટલે પેલો પેલો કે ભાઈ તને શું થયું કળયુગ જ્યાં જાવ હોય ત્યાં જાય તને શું વાંધો છે અને આપણે જીવવું તો હોય ને પણ આપણને કોણ મારી નાખે છે હું નથી બગડ્યો કાંઈ બીજું નથી થયું તને શું તકલીફ છે તકલીફ તો તમે વૈયા જાઓ ઓફિસે અમે ઘરે હોય અમારે તકલીફ હોય પણ તને શું તકલીફ છે આ આપણી પાછળ હોય આ નદીનું વેણ હોય બધા જેમ તેમ જુવાની આવે કપડાં પહેર્યા હોય ન પહેર્યા હોય નાવે ધોવે ને બધું હોય તો અમારે કેમ જીવવું પેલાને વાત સાચી લાગી કે મળો આવું થતું જ ખોટું થાય એટલે એને બારી ખોલીને જોયું ત્યાં કોઈ નહીં આ કે અહીં કોઈ છે તો નહીં તો કે એમ ન દેખાય ટેબલ ઉપર ચડીને વેન્ટિલેશનમાંથી જુઓ હવે વેન્ટિલેશનમાંથી તારે કોઈ લુગડા પહેર્યા છે કે નથી પહેર્યા એ જોવા હું કેમ ચડવું જોઈએ છતાંય ઓલો બિચારો કેટલો કહાગરો કંથ છે એ બિચારો ગયો ને ઓલા અમે બધા સમજાવે ભાઈ અમે બધા લોકો રહેતા હોય અમે નજીક રહેતા હોય બાલ બચ્ચા વાળા દીકરા દીકરીઓ હોય તમે અહીંયા આવી રીતે નાવ કપડાં પહેર્યા ન પહેર્યા બધું તમે છટા જ નાવ એટલે કે સારું કોઈને એવું થતું હોય તો અમે અહીં નહીં નાહીએ બીજે દિવસે પાછી ફરિયાદ કરી પેલો કે હવે શું છે હવે તો કોઈ છે નહીં ટેબલ ઉપર ચડ્યો વેન્ટિલેશનમાં જોયું કોઈ નથી અહીંયા હવે શું છે તો કે એમ થોડું દેખાય હાલ્યો છે દૂરબીનથી જોવો જોઈ વાસના કે દોષ પાપ તો પોતામાં છે અને બીજામાં આરોપણ થાય છે સંત નિર્દોષ છે એમાં દોષ દેખાય છે ક્યારે અસદ વાસના જાગે ત્યારે અસદ વાસના કઈ માનની સ્વાદની સ્નેહની કામની લોભની બધી બરાબર આટલું જ હજી નથી અસદ વાસના હજી બીજી છે આ તો છે જ પણ ઘણીવાર આમાંથી છટકી જઈએ છીએ ને બીજા પ્રકારમાં અટવાઈ જાય છે અસદ વાસનાનું એ પણ રૂપ છે કયું કે સત્સંગના સિદ્ધાંતોથી નવો ઉઠાવ જાગે નવા ઉજમ ચડે શ્રીજી મહારાજની રુચિ બહારની એવી એવી બધી વૃત્તિઓ જાગે એવા બધા જ ભાવ જાગે જે સત્સંગના મર્યાદાથી ઉલટું હોય તો એ પણ અસદ વાસના છે કે શ્રીજીને માન્ય નથી એવી વૃત્તિઓ જાગે તો એ સત્સંગમાંથી પાડે મોટાની રુચિમાં નથી બીજું પોતામાં વ્યવહાર કુશળતા હોય શાસ્ત્ર જ્ઞાન ખૂબ હોય ધર્મ ધ્યાન હોય તપનું અંગ હોય એ સારી જ વસ્તુ છે આમાંથી અસદ વાસના જાગે જો સંસારને કોઈ દોષ નથી એમાં પણ એમાં એ અસદવૃત્તિ એ જાગે છે કે હું જેવો ભજનિક છું એવો બીજો નથી જો એટલે અસદ વાસના સમજાઈ જાય ને તો ઘણું બધું હરખું થઈ જાય એવું છે બીજા જે છે ને એ બધા ભોગી છે તો હું તપસ્વી છું બીજા નથી તપસ્વી અને હું જેવા વ્યવહારના બરાબર ઉજવી ઉકેલી શકું ને એવી બીજાને આવડત નથી આ પોતાના અહમ ઉપર આધારિત સદગુણો જ કહેવાય પણ વૃત્તિ કેવી છે અસત છે કે જેને સંતોને ભગવાન માન્ય કરતા નથી એટલે એવી કોઈ વૃત્તિ જાગી એ અસદ વાસના છે અને એ અસદ વાસના એને સત્સંગમાંથી પાડે નહીતર દેખીતી નજરે તો સારું જ દેખાય શ્રીજી મહારાજે હમણાં જ વંચાતો હતો હરિચરિત્રામૃત સાગર એમાં પણ બહુ સરસ આવ્યું હતું શ્રીજી મહારાજ કે કે સારું વર્તન હોય એટલે લોકોને એની વાત છે એ મનાય પણ વાતમાં વિષ હોય એ ઓળખાય નહીં તો બીજાને ન ઓળખાય પોતાને ન ઓળખાય કે મારામાં ક્યાં કઈ ખોટ છે પણ હું જે સમજુ છું એ આ સમજતા નથી ઉપાસનાનો મોટો દોડ હોય કોઈ જુદી જાતનો હવે એમાંથી એવી વૃત્તિ જાગે તો આ બધા અણસમજુ છે એને કાંઈ ખબર નથી પડતી એટલે બધા ન્યૂન લાગે હલકા લાગે નિમ્ન લાગે સમજણ સમજણના ભેદ પડી જાય હવે એ પોતે જે સમજે છે એ બધાને ફિટ થાય ખરું એક જ ટોપી બધાના માથા ઉપર ફિટ ન થાય એક જ નંબરના ચશ્મા બધાને આંખ ઉપર ફિટ ન થાય એક જ નંબરના ચંપલ બૂટ કોઈને બધાને એક સરખા આવે નહીં બધાની મતિ જુદી છે બધાની દ્રષ્ટિ જુદી છે બધાની ચાલ અનોખી છે પણ આને એમ છે કે તમે બધા હું કહું છું એમ વર્તો એમ સમજો તો સારું છે અને ન સમજે કે ન માને એટલે શું થાય આ બધા નથી સમજતા અને પછી ધૂંધવાય કારણ કે કોણ માને એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હઠ માન અને ઈર્ષા એ ત્રણ ઘટવાના છે અને ગુણ વિનય ને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે સૌથી મોટી અહમ વૃત્તિ ભાઈ કહ્યું હતું ને અહમ વૃત્તિ માંથી જાગે બધું બહુ સરસ એક તમને પ્રસંગ કહું મને યાદ આવ્યો મહાત્મા ગુરજીએફ રશિયામાં થઈ ગયા એ ગુરજેફ બહુ રહસ્ય મરમી એમની પાસે એક પત્રકાર બહુ વિદુષી કેથરીન આવ્યા હવે એ મહિલા સિગરેટ બહુ પીએ વિદેશોમાં બધું ચાલતું હોય એટલે ગુરજેફે એમને કીધું કે તમે વિદ્વાન છો સારું સમજો છો તમને સજ્જનો ગમે છે એ બધી વાત સાચી પણ તમે આ સિગરેટ પીવો છો ને એ છોડી દો એટલે કેથેરીને એમ કહ્યું કે છોડવી કઠણ છે મને વર્ષોની આદત છે એટલે ગુરજીફે કહ્યું કે વર્ષોની આદત હોય કે કાલની આદત હોય જેનું દ્રઢ મનોબળ હોય એના માટે કશું અશક્ય નથી જો તમારામાં દ્રઢ મનોબળ હોય તો થઈ શકે કેથરીનને એમ લાગ્યું કે ઓહો દ્રઢ મનોબળની જ વાત છે અને એમણે દ્રઢ મનોબળ જે વાત થઈ એના લક્ષ્યમાં એને અહમનો ટોકો લાગ્યો અને દ્રઢ મનોબળ કેળ્યું સિગરેટ છૂટી ગઈ એક વર્ષ પછી પાછા આવ્યા હવે મજાની વાત છે એટલે ગુરુજીફે કીધું કેમ છે બધું તો કે બધું બરાબર છે આપે મને ટકોર કરેલી ને દ્રઢ મનોબળ હોય એની આગળ કશું અશક્ય નથી મેં સિગરેટ છોડી દીધી છે અને હવે કોઈ મારી સામે સિગરેટ લાવે ને તોય મને નફરત થાય છે ઉલટાના જે લોકો પીવે છે એને હું કહું છું કે તમે દ્રઢ મનોબળ રાખો ને તો મારી જેમ તમે સિગરેટ છોડી શકો આ તમારા મનની નબળાઈ છે એકવાર મારી સામે તમે જુઓ હું પણ આવી હતી પણ દ્રઢ મનોબળ હોવું જોઈએ આપણામાં જો શક્તિ હોય તો આપણે શું ન કરી શકીએ કાળા થાલો માનવી ધારે તે કરી શકે આકાશના તારા પણ તોડી શકે પણ આ બધી કમાલ શું છે ગુરજેફ મારા દ્રઢ મનોબળની છે એટલે ગુરજેફે કહ્યું કે મને વધારે દુઃખ થયું તો શું કે તમે સિગરેટ પીવાનું ચાલુ કરો એવી કેવી વાત કરો છો તો કે સિગરેટના નશા કરતા હજાર ગણો નશો તમે કરી રહ્યા છો અને એ નશો અહંકારનો છે એના કરતા સિગરેટનો નશો ઓછો હતો બે કલાકમાં ઉતરી જતો હતો પણ તમે જે અત્યારે અહંકારનો નશો કરો છો એ એક સેકન્ડ ઉતરવાનું નામ લેતો નથી અને એ તમારું પતનનું કારણ ગણાય માટે આ ભયંકરમાં ભયંકર નશો અહંકારનો નશો છે કે જે જાગતા તો લાગેલો હોય ઊંઘમાં પણ એવો ને એવો સતેજ હોય નશો એને બીજી વાર ફૂંક ન મારવી પડે એક વાર ફૂંક લાગી લાગી પૂર એવો નશો સત્સંગમાં આવ્યા પછી સદગુણ સદગુણનો લાગી જાય સિગરેટ છોડવી સારી છે દુર્ગુણો છોડવા સારા છે પણ એના પછી જો અહંકારનો નશો ચડી ગયો તો એ મોટું અહંકાર પતનનું કારણ બને પણ એ સમજાઈ જાય તો અને પછી અહંકાર છવાઈ જાય ને પછી એ દ્રષ્ટિ પલટાય પંક્તિ પડેલી અને બધું પીરસાય એમાં એક જણો દૂધપાક પીરસે હવે દૂધપાકની ડોલ લઈને માણસ શું ભાગ્યો ગટર પાસે જઈને મીડો આમ ડોયાથી ઠલવવા એટલે કોઈએ કીધું ભાઈ તું શું કરે છે તો કે દૂધપાકની ડોલમાં કીડી છે પણ નીકળતી નથી તો કે દૂધપાકમાં કીડી નથી તારા ચશ્માના કાચ પર કીડી છે આ આખી ડોલ ઠલવી નાખીશ ને તો એ કીડી નહીં નીકળે દૂધપાકમાં કીડી નથી પણ પોતાની ચશ્મા ઉપર કીડી છે પોતાના આંખમાં દોષ છે એટલા માટે સામે દોષ દેખાય છે આંખ ચોખ્ખી થાય તો દુર્ગુણો દેખાતા બંધ થઈ જાય પણ પોતાની નબળાઈ પોતાનો દોષ બીજા ઉપર આવડપો અને પછી એની ટક્કર થાય સત્સંગમાંથી પડે પછી લેવાય શું અવગુણ દોષ જ દેખાય આવરણ મોટું છે ને પોતાને ગુણી માને એટલે આપોઆપ બીજા દુર્ગુણી થયા બસ સીધો રસ્તો છે પોતાને ગુણી માન્યો એનો અર્થ જે છે કે બીજા દુર્ગુણી છે અને પોતાને દુર્ગુણી માને તો આપોઆપ દાખલો સરળ છે બીજા ગુણી છે અને અવગુણ તમે લ્યો કે હું લઉં તો અવગુણ શું છે કોઈ સુગંધી વસ્તુ નથી દુર્ગંધી વસ્તુ છે નામ લઈએ તો બળતરા થાય છે અવગુણ નામ બોલીએ ને તો એ બળતરા થાય તો જે લેતો હોય અને શાંતિ હોય એટલે મહારાજ કે છે કે રાત દિવસ મૂંઝાયા કરે સુખેથી બેસે નહીં અને રાત્રે સુવે તો નિદ્રા પણ આવે નહીં અર્ધો બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે ન પૂરું સળગી જાય કારણ કે સળગી શકે એવું કોરું નથી અને ઠરી જાય એટલું ભીનું નથી ધૂંધવાયા કરે પોતાને પીડા આપે જેવું ભરીએ એવું મળે બે વાસણ મૂકીએ બહુ સીધી વાત એકમાં તમે સળગતા કોલસા ભરો એક વાસણમાં એક તપેલામાં તો શું નીકળે તપેલામાંથી તપેલું ગરમ થાય કે ઠંડુ અડી શકાય હૈયામાં અવગુણ ભરીએ અવગુણના કોલસા ભરીએ તો હૈયું તપી જાય પછી શાંતિ ન અને બીજા જ તપેલામાં બરફ ભરીએ બરફ ભરો તો પેલું ઠંડુ થઈ જાય એમ બીજાના ગુણ લઈએ તો શાંતિ થઈ જાય હૈયું ટાઢું થઈ જાય હૈયું ટાઢું કરવું છે તો ગુણ લ્યો હૈયું તપાવવું છે મૂંઝાઈને મરવું છે તો અવગુણ લ્યો તો શાંતિ નહીં રહે દ્રષ્ટિનો સવાલ છે તમે જુઓ અમુક સાધનાઓમાં ત્રાટક પદ્ધતિ આવે છે કે તમે જેનું ત્રાટક કરો ને એના ગુણ આપણા ઉપર સંક્રમણ થાય ચંદ્રનો ત્રાટક કરો આંખોમાં અને શરીરમાં શીતળતા આવી ત્રાટકનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે સૂર્યનો ત્રાટક કરો તો શરીરમાં ગરમી આવી જાય દીપકનો ત્રાટક કરો તો આંખમાં ગરમી આવી જાય અને જ્યાં દ્રષ્ટિ એકાગ્ર કરો ત્યાં સળગી ઉઠે જાજલી મુનિએ પેલી બગલીને બાળીને ભસ્મ કરી આ બધા દીપક ત્રાટક છે જેના ઉપર આપણી દ્રષ્ટિ ત્રાટક કરે એવા ગુણ આપણામાં આવે અવગુણ બળતી મશાલ છે અગ્નિ છે ભઠ્ઠો છે એની સામે જ્યારે આપણે દ્રષ્ટિને ત્રાટક કરીને ઠેરાવીએ છીએ ત્યારે આપણે સળગ્યા વગર રહીએ નહીં સંક્રમણ જ થાય એટલે મનને શાંતિ જોતી હોય તો શીતળ વસ્તુ ઉપર એકાગ્ર થવું જોઈએ ભગવાનની મૂર્તિ છે સાતા સત્પુરો છે સત્પુરુષોના ગુણો છે ભગવાનના સાચા ભક્તો છે એના શબ્દો છે ભગવાનનું નામ છે શાંતિ થઈ જાય દુર્ગુણો ઉપર એકાગ્ર થાય તો હજુ સળગવામાં છતાં આપણે સમજતા હોવા છતાં ત્રાટક ત્યાં કરીએ છીએ અને આશા શાંતિની રાખીએ છીએ આ આપણી મૂઢતા છે એક મજાની બીજી વાત કહું એક નગરીમાં કઠિયારો આવ્યો અને ચંદનના લાકડા વેચવા આવ્યો લાકડાનો પથારો કરીને બેસે પણ કોઈ લાકડું વેચાય નહીં ચંદન મોંઘું કોણ લે ભાઈ રાજાની રોજ સવારી નીકળે રથમાં બેસી રાજા ફરવા નીકળે રાજાની નજર જાય ચંદનના લાકડા પડ્યા હોય પણ રાજા નીકળે આને એમ થાય કે રાજાજી છે એ તો લેશે ને પણ રાજાજી ના લે પછી આ કઠિયારાને એમ થવા માંડ્યું કે રાજાજી જો મરે ને તો મારું ચંદન ખપે કારણ કે તો એને બાળવા માટે જોશે અગ્નિ સંસ્કાર માટે તો ચંદન જોશે એ કઈ આવળિયા બાવળિયામાં તો ન જાય એ તો આપણી જેવા બધા વેઢામાં હળગી જાય એને તો ખુશ્બુદાર ચંદન હોય એટલે હવે એક જ વિચાર છે કોઈ ખરીદે એમ નથી પણ જો આ ચંદન પડ્યું છે દસ મણ એ જો રાજા મરે તો જ કામનું છે રોજ વિચાર થાય રોજ વિચાર થાય જો વિચારો કેવા બાળે છે બહુ વૈજ્ઞાનિક છે રાજા ત્યાંથી નીકળે થોડા દિવસ થયા તો રાજાને એમ થવા માંડ્યું કઠિયારાને જોઈને એમ થાય કે આનું ફાંસી ચડાવી દો આને મારી નાખું ઊભી બજારે ગરદન મારું રાયરા જેવા ટુકડા કરું પણ રાજા તરત મૂળું ફેરવી જાય દસેક દિવસે રેવાયું નહીં ને પછી દિવાનને કીધું દિવાનજી આ કઠિયારાને હું જોઉં છું અને મને ફાંસીએ ચડાવી દેવાનું મન થાય છે મને કાપી નાખવાનું મન થાય છે એને કંઈ મારું બગાડ્યું નથી મેં એનું કાંઈ બગાડ્યું નથી તો આવું શું કામ થાય છે મને કંઈ સમજાતું નથી રાજા બહુ ચિત્તશુદ્ધિવાન હશે સમ્રાટ એટલે એને દિવાનને વાત કરી દિવાને જોયું તો એને હિલચાલ ઉપરથી ખ્યાલ આવી ગયો એટલે રાજાને કીધું તમારે કુભાવ છે એ તમને દુઃખ આપે તો કે કોઈના પ્રત્યે મારી પ્રજા છે મને એમ થાય કે નિર્દોષોને ફાંસી ચડાવી દઉં મારું ચિત્ત બગડી જાય અને કાલ સવારે મારાથી હુકમ અપાઈ જાય અને એક નિર્દોષ માણસ ફાંસી ચડી જાય તો કાલ સવારે મારે પ્રભુના દરબારમાં જવાબ દેવો પડે માટે મને એટલી બધી ઉગ્રતા આવે છે કે મારે ત્યાંથી રથમાં જઉં છું તો એમ થઈ જાય હું ખૂન કરી બેસીશ મહારાજ તમારો કુભાવ મટાડો હોય તો એક કામ કરો શું એ કઠિયારા પાસેથી તમે રોજ એક મણ ચંદન વેચાતું લ્યો અને પછી દેવ મંદિર જ્યાં ત્યાં તમને ઈચ્છા લાગે ત્યાં ભેટમાં આપો રોજ જે અબાધિત નિયમ પ્રમાણે એક મણ ચંદન ખરીદો અને રાજા નીકળે નીચે ઉતરે એક મણ રોજ ખરીદી ખરીદી રોજ તો દસ મણ તો દસ દિવસમાં વયું ગયું કઠિયારો બીજું લાવવા માંડ્યો આ તો ઉપડવા માંડ્યું રોજે વિચાર થતો તો રાજા મરે તો દસ મણે વેચાય પણ આ તો રોજનો ગ્રાહક થયો હવે વિચારે છે કે રાજા ખૂબ જીવે હવે રાજા ખૂબ જીવે જેટલું લાંબુ જીવશે એટલો મારો વેપાર ચાલશે આ મરે ને હે ભગવાન ઉસકી આયુ લંબી હો હે પરમાત્મા हमारे सम्राट को सौ साल की आयु प्रदान करो રાજાને શાંતિ થઈ ગઈ રાજા કે દિવાનજી આવું કેવું હવે મને એમ થાય છે કઠિયારો બહુ ભલો માણસ છે બહુ રૂડો છે મહારાજ બીજું કશું નથી માનવીના મનની અળવિતરાય છે માણસ મનથી દુઃખી થાય છે વિચારોથી દુઃખી થાય છે એમાંથી કુભાવ જન્મે છે એ કુભાવ જન્મેલો તમને અને બીજાને અરસપરસ અશાંત કરે છે જલાવે છે સળગાવે છે બાળે છે પછી એમને માંડીને વાત કરી તો આપણે જ્યારે બીજાના કુભાવને જ્યારે મનમાં વિચારીએ ત્યારે શાંતિ થાય ખરી કેટલું સરસ ધારવા જેવું દ્રષ્ટાંત છે એટલે જેટલું સદગુણો બીજાના વિચારી એટલી હૈયામાં શાંતિ નહીતર અશાંતિ અને જો આ અવગુણ આવ્યો વાસનાની ટક્કર થઈ અહમની ટક્કર થઈ અને પછી અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા તો જે સિમ્ટમ્સ કીધા છે એ પ્રમાણે થતા મહારાજ કે એ જેટલા દાડા સત્સંગમાં રહે સુખી તો થાય જ નહીં દિન દિન પ્રત્યે દુઃખી થાય અને આખરે સત્સંગમાંથી પડી જાય હવે વાત સત્સંગમાંથી પડવું એટલે શું સત્સંગમાંથી નીકળી જવું એટલે જ તો ઘણા નીકળતા નથી હોતા બીજા નીકળી જાય ભલે એ અડો જમાઈને બેઠા છે તો પડવું એટલે શું નીકળી જવું એ પણ ખરું પરંતુ સત્સંગમાં ભલે વસ્તુ હોય પરંતુ ભગવાન ભગવાનના વહાલા સંતો અને ભક્તો એમાં જેને હેત કપાઈ ગયું એ પડી આખરે તો દોરડું તો સંતો ભક્તો છે એમાં હેતરૂપી દોરડી છે એ હેત કપાઈ ગયું ભલે ભગવાનમાં એ ટકટકી લગાવીને બેઠો હોય પણ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાંથી જેને હેત વયું ગયું એનો સત્સંગ વયો ગયો એ સત્સંગમાંથી પડી ગયો એનો કોઈ હાથ જાલનારો નથી નહીતર તો મોટા મોટા ભક્તો થયા છે શિવ ભક્તો થયા છે બધા જે કોઈ આપણે રાજાઓની કથાઓ વાંચીએ છીએ પણ એને ભગવાન સાથે વેર નહોતું ભગવાનના ભક્તો સાથે વેર હતું એની સાથે જેને લગાન તૂટી ગયું જેને હેત તૂટી ગયું સત્સંગમાંથી પડી પછી ભલે ને રોજ નિયમિત સવાર સાંજ બપોરે કથામાં આવીને બેસે માળા કરે કથા સાંભળે પણ જેને લુખાશ આવી ગઈ એ આવવાના કારણમાં અવગુણ માત્ર હોય સાંભળે કથા તોય અવગુણ હોય ન સાંભળે તોય અવગુણ હોય જોવે તોય અવગુણ હોય સતત અવગુણની પ્રક્રિયા થાય એટલે સત્સંગમાં હોઈએ એટલે પડ્યા નથી એવું નથી હેત કેટલું છે નિર્દોષતા કેટલી છે સાધુને ભક્તોને ભગવાનના ભક્તોને જોઈને મુખડું કેટલું ખીલે છે એને હેતથી મળી લેવાનું ભેટી લેવાનું એને રાજી કરવાનું એને નમી જવાનું એને સેવી લેવાનું કેટલા કોડ જાગે છે કારણ વગરના એના પ્રત્યે દ્વેષ થતા હોય તો સમજવાનું કે આપણે સત્સંગમાં છીએ પણ સત્સંગમાં નથી બોલો આ જાણવા જેવું ધારવા જેવી વાત છે આપણે સત્સંગમાં બેઠા હોય છતાં જો જોડાણ ન હોય હેત ન હોય દિવ્ય ભાવ ન હોય તો સત્સંગમાંથી ક્યારના પડી ચૂક્યા છે ભાઈ ભલે માળા જપો મહારાજ કે દેહ પડ્યા પછી જરૂર વિમુખ થશે હા જરૂર વિમુખ થશે ભગવાનને તો નહીં જ પામે જરૂર દેહ પડ્યા પહેલા કે દેહ પડ્યા પછી જરૂર વિમુખ થશે ભગવાનનો મેળાપ નહીં થાય લક્ષાવધિ મનુષ્ય હોય સત્સંગમાં એટલે બધા એક વસ્તુ હવે સમજવા જેવી એ કે બધા નિર્દોષ જ હોય ખામી વગરના હોય તો અમને કાંઈ ન થાય એવું બને ખરું નહીતર શું ઘણા એમ કહેતા હોય ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એવા સાધુ હોય તો અમને કોઈ વાંધો નથી પણ એવા છે નહીં એટલે તકલીફ છે ભાઈ એવા હોત ને તોય તને તો તકલીફ જ રહેત કારણ કે આજે એવા નહીં તો ભલે સારા પણ છે એની સાથે તને તકલીફ છે એનો અર્થ જ એ છે કે તારી વૃત્તિનો દોષ છે બધા કંઈ ખામી વગરના હોય તો જ આનંદ છે તો જ સત્સંગ છે એવું નથી બધા હોય અધૂરા હોય પૂરા હોય અધકચરા હોય બધા હોય તમારે શું લેવું છે બજાર છે અહીં તો મચ્છી માંસ મચ્છી મળે અને અત્તર ગુલાબે મળે ડોલર મોકરો મળે મરચું મળે બજાર છે સત્સંગ શું જોઈએ છે તમારે ખામી વગરનાય છે ખામી વાળાય છે ખામી ને ખામી રહી એવાય છે ઉત્તમય છે મધ્યમય છે કનિષ્ઠ છે તમારે શું જોઈએ છે તમારી વૃત્તિ છે એવું તમારે જોઈએ છે એક સાદું દ્રષ્ટાંત આપો બહેનો પેલા ઘઉં વીણવા દેશે આમ તો કાંકરા વીણતા હોય પછી કઈ ભેળી આખું સિઝન હોય પછી તમે જુઓ તમારી તમે નજર કરજો ક્યારેક પછી ઘઉં અપાતા જતા હોય પછી આમ કાંકરા પૂતળિયા ને કચરો બધું કાઢતા જાય આમ જે બાજુ બહેનોને ટેવ હોય ચારે બાજુ ઉડાડી નાખે હા અને જે ઘઉં ચોખા સાફ થાય એ વાસણમાં ઠલવાય એ પછી લેવાતા જતા હોય પણ સાંજ પડે ને ત્યારે એ બેનની આસપાસ ઘઉં ન હોય કાંકરા જ હોય ચારે બાજુ પથારો કાંકરાનો હોય વીણ્યું શું ઠેઠ સુધી કાંકરા વીણ્યા ઘઉંની થાળી આપો તો એ દાણા નહીં જોવે કાંકરો ક્યાં છે આર્યો ધૂહું ક્યાં છે આર્યું બોલો ઘઉં ઘઉં છોડી દેશે કાંકરા કાંકરા રાખશે બે છે આ સત્સંગ સામે પીડ્યો છે તમારે કાંકરા વીણવા છે અને ઘઉંને ફેંકવા છે હાથમાં થાળી આવે ને પેલી નજર કારણ કે દ્રષ્ટિ એવી છે ને વૃત્તિ એવી થઈ ગઈ ભાવ એવો થઈ ગયો છે એવું કામ લઈને બેસી ગયા છે કે ઘઉંના દાણા ઉપર નજર ન જાય કાંકરા ઉપર નજર જાય કાંકરો ક્યાં છે એમ સત્સંગ તો એનો એ છે ભરેલી થાળી છે થોડા કાંકરા તો હોય પણ એ કાંકરો ઘઉંના ભાવે વેચાઈને આવ્યો છે એ કાંકરો જેવો તેવો નથી ઘઉં ના ભારે બાકી કઈ સો રૂપિયા દોઢસો રૂપિયા મણ ઘઉં હોય તમારા એ કઈ કાંકરાને કોઈ આપે પછી નોખા કરીને જાઓ ભાઈ આલો સો રૂપિયા દોઢ રૂપિયા ઘઉં લીધા હતા લઈ ગયો એક મણ થઈ ગયા પાછા રાખો એનો ભાવ ના આવે એ કાંકરાનો ભાવ છે સત્સંગમાં પીડ્યો છે તો પડ્યો છે એટલે કાંકરાની કિંમત છે એમ જ જોખાય છે લેવું છે શું બહુ સાદી એક વાત અમારા પુરાણી સ્વામી કહેતા બહુ સરસ હો એવી હૈયત ધારવા જેવી તમને આમ શાંતિ છે ને આમ તો શાંતિ ઉકળાટ હોય તો પીડ્યા કેવા બે ભાઈબંધ આડોશ પાડોશી ખેડુ રહે ગામડે ગયા અમરેલી જેવું કઈ ઘટાડાનું સ્થાન છે બેયને સોપારી જમ્યા પછી ખાવાની ટેવ શેકેલી એવી સરસ મજાની ટબ્બા જેવી સોપારી એક એક કિલો લીધી હા હા હા એવી મજાની આમ તમારે મોરમ મોરમ થાય એવી અને અંજારની હુડીથી કાતરી સરસ મલમલ મોઢામાં મૂકે ભાવનગરનું રાજ માર્યું ફરે એવો મજો આવે મેં ખાધું નથી આ તો કહું છું પણ એ બે જણા સોપારી લઈ આવ્યા એક એક કિલો હવે જોજો બે ની વૃત્તિનો ભેદ એક જણો તો એને એમ થાય કે ભાઈ એક કિલો સરસ લઈ આવે છે ને રોજ હવાર પડે એક દિવસમાં એક ખાય આમાં સારામાં સારી કઈ છે લાખા ઢગલામાંથી સારી ટબ્બા જેવી નક્કર સોપારી હોય ને એ લે અને ખાય હવે બીજાની એથી ઉલટી વૃત્તિ આમાં નબળામ નબળી છે ને પેલા ખાઈ જાય એટલે નબળામ નબળી ગોતે રોજનો આક્રમ હવે તમે વિચાર કરો સોપારી તો એક સરખી જ હતી પણ છેલ્લે બે ને બબે વધી જે સારી કરીને જ ખાતો હતો એને છેલ્લે બે વધી તો એમાંથી શું જોઈ છે આમાં સારામાં સારી કઈ છે છેવટે બેમાંથી પણ એક નહીતર હોય કેવી એક સરખી જ હોય ને વધી હોય બેને બહુ દ્રષ્ટાંત માર્મિક છતાંય પેલો બેમાંથી સારી કઈ છે એક કરીને ખાય અને ઓઈલો બે વધી છે એમાંથી નબળામ નબળી કઈ છે અને નબળી ગોતીને ખાય સરખી સોપારી એક જણો સારી કરીને જ ખાય છેલ્લી વધે તો પેલો જે સારી વૃત્તિથી ખાય છે એ શું કે આ સારામાં સારી છે અને નબળી વાળાને એક વધશે તો શું કે છે આ હા નકામ નકામી છે ખાઈ નાખો ને બસ એક જ સરખું છે દ્રષ્ટિનો ભેદ આપણે શું દ્રષ્ટિથી વૃત્તિથી જઈએ છીએ જેવું લેવા જઈએ છીએ એવું છે એટલે અવગુણ એટલે દોષ છે અને દેખાય એને અવગુણ ના કહેવાય ગુણ હોય એને દોષરૂપ દેખે એને અવગુણ કહેવાય મહારાજે કહ્યું કે અવગુણ આવે પછી જો અવગુણ હોય એટલા દેખાય તો અવગુણ આવ્યો કેમ કહેવાય એનો અર્થ શું છે નથી નથીને દેખાય છે એને અવગુણ કહેવાય અને ગુણ કોને કહેવાય કે અવગુણને પણ ગુણરૂપ જોવે સારી રીતે જોવે એને ગુણ આવ્યો કહેવાય ભલે નબળાઈ છે ખામી છે પણ સારી રીતે જોવે કેમ યાદ રહ્યું ને કે અવગુણ એટલે ગુણને દોષરૂપ જોવે અને ગુણવાન પુરુષ ગુણને પણ અને ખામીને પણ ગુણરૂપ જોવે ગાંધીજીની પાસે કાગળ આવે નકરી ગાળો લખી હોય એમાં એક છ ફૂલસ્કેપનો કાગળ નકરી મહાત્મા ગાંધીજીને ગાળો લખેલી તમે આવા છો તેવા છો આખો કાગળ ભાવથી વાંચો બાપુએ વાંચી પછી કાગળને ડૂચો વાળી કચરા પેટીમાં નાખ્યો પણ એમાંથી ટાચણી કાઢી લીધી એટલે મહાદેવભાઈ કીધું બાપુ આવડો મોટો સારો કાગળ સારા અક્ષરથી સુશોભિત લખેલો અને તમે ફાડી નાખી દીધો તો કે એમાં ટાચણી જ કામની હતી દોષમાંથી ગુણ જોવે છે એક બસ આ ટાચણી જ કામની છે બીજું કંઈ કામનું નથી એવી રીતે કોઈનો દોષ દેખાય જોજો ધ્યાન રાખવા જેવો હૈયે કોતરવા જેવું દોષ ન હોય એવું તો બનતું જ નથી સત્સંગીઓ છો સાધુઓ છે કઈ બધા ભગવાનની મૂર્તિ ન હોય ભગવાન દોષ વગરનો એક ભગવાન હોય છતાં પણ ભગવાનને કોઈએ છોડ્યા નથી એના અવગુણ લીધા છે તો પછી જેના હોય એના તો સવાલ જ નથી પણ જેને મુમુક્ષતા છે જેને સત્સંગમાં વધારો થવાનો છે એ જોઈએ છે એને કોઈનામાં દોષ દેખાય એટલે શું વિચારે આવો મારામાં તો નથી ને આપણે બે જણા આમ દંડવત કરતા હોય અને પછી હું તમારી સામે મોડું જોઉં તમારું અને તમને અહીંયા કંઈક ચૂનો કે ધૂળ ચોપડાઈ જાય તો મને એમ થાય ને કે મને નહીં ચોંટી ગયું હોય ને બીજો માણસ એ અરીસો બની જાય છે કે મને તો પાછું નથી ચોંટી ગયું ને એમ બીજામાં દોષ દેખાય તો વિચાર કરે આવો દોષ મારામાં તો નથી ને આ મને અરીસારૂપ બન્યા આવું મારામાં તો નથી ને મારામાં હોય તો મારે જોઈ લેવું જોઈએ ફેંકી દેવું જોઈએ કારણ કે આપણામાં હોય તો આપણને ના દેખાય ને અરીસા વગર તો ખબર કેમ પડે અને બીજું એનામાં આવો દોષ છે તો જુઓ કેટલી એની બે આબરૂ થાય છે કેટલો હેરાન થાય છે એટલે આમાં ભૂલી ચુકાય પડાય નહીં દોષમાં ગુણ જોયો આ ટાચણી કામની છે છે ટાચણી વાગે એવી જેવી ગણો તેવી પણ આવું મારામાં નથી એક બીજું આવો જો આપણામાં દોષ આવે તો આ કેવો દુઃખી થાય છે એવો આપણા દુઃખી થાય આપણે દુઃખી થાય માટે આ રસ્તે કોઈથી જવાય આ ગુણ લે છે એટલે દત્તાત્રેય ભગવાને વૈશ્યામાંથી ગુણ લીધો વૈશ્યામાંથી હું નહીતર લેવાનું હોય વૈશ્યામાંથી આખી રાત એમણે જોયું દત્ત ભગવાને અને વૈશ્યામાંથી ગુણ લીધો એક ઓહો પર પુરુષને માટે આમ ઝંખ્યા કરે છે અટારીમાં આવી સોળે શણગાર સજી ચારે બાજુ નર્સ દોડાવ્યા કરે છે હમણાં કોઈ આવે હમણાં કોઈ આવે આહા હા આવું મને મારા ભગવાન માટે તલસાટ લાગે આવો પીયુનો તલસાટ જાગે શ્રીજી મહારાજે કહ્યું કે ઝાર પુરુષને જોઈએ છે પરસ્ત્રીમાં મોહિત જોઈએ છે ત્યારે એમ થાય છે કે આવું હેત ભગવાનમાં હોય તો કેવું સારું બીજો ગુણ લીધો દત્તાત્રેયે કે આને કોઈ પુરુષ નથી મળતો ત્યારે નિરાશ થઈને ભાંગી પડીને મહેલમાં જતી રહે છે આશા પરમમ દુઃખમ કોઈ ઉપર સંસારીઓમાં આશા રાખવી એ મોટું દુઃખનું કારણ છે માટે પરમહંસોએ નિરાશી થઈને જીવવું આશા માત્રનો ત્યાગ કરો વૈશામાંથી ગુણ લીધો બોલ આને ગુણ દ્રષ્ટિ કહેવાય પણ તમે જોયું દત્તાત્રેયના માતાનું નામ અનસુયા છે અનસુયાનો અર્થ એ છે અસૂયા રહિત અસૂયા રહિત જનનીને કુંખે જન્મે એને દત્તાત્રેયની દ્રષ્ટિ આવે કે જે અનેકમાંથી ગુણ લીધા ચોવીસ ચોવીસ ગુરુ કહે માં અનસુયા છે અસૂયા એટલે ઈર્ષા પણ ઈર્ષાનું પણ પહેલું સ્ટેપ એ અસૂયા પણ અસૂયાનો અર્થ શું અસૂયા અસૂયા એટલે જેમાંથી કંઈ પ્રસૂતિ થાય નહીં જન્મે નહીં એને અસૂયા કહેવાય અસૂયા શું છે મનમાં વસે દેખાય જ નહીં બહાર તમને અંદર અંદર બળે તમારું સારું થતું હોય સન્માન થતું હોય તમારું નામ બોલાતું હોય હા તો અસૂયા વાળો છે એ અંદર અંદર બેડા કરે હવે એ શું જન્મ શું આપે બાળવા સિવાય એનો ફાયદો શું નિંદા કરે તો પાંચ જણાને તમે ભ્રમિતે કરી શકો એની પાસે જતા અટકાવી શકો પણ મનમાં મનમાં બળો એનો તો કોઈ જન્મ જ નથી કોઈ અસર જ નથી કોઈ એમાંથી ફલશ્રુતિ મળવાની નથી એટલે અસૂયા કે જેમાંથી કંઈ નીપજે નહીં એવી અસૂયા રહિત જે જનની એટલે આપણી વૃત્તિ આપણી વૃત્તિ અનસૂયા થાય તો આપણે જ દત્તાત્રેય થઈ એવા દત્તાત્રેય એમાંથી ગુણ લીધો ગુણ લેવા ન લેવો એ આપણા ઉપર આધારિત છે સામી અપેક્ષા રાખવાની નથી બીજી સરસ વાત ભગવાન બુદ્ધ પાસે એમનો શિષ્ય પરિવ્રજ્યા કરીને ધર્મચક્રને માટે ફરી અને બે ત્રણ મહિને પાછો આવ્યો ભગવાન બુદ્ધને દંડવત પ્રણામ કર્યા બુદ્ધે પૂછ્યું રાખો લોકો કેવા છે કેમ છે સમાજમાં ભગવાન બુદ્ધે પૂછ્યું તો પેલા શું કહ્યું મહારાજ બધા લોકો હરામી છે લુચ્ચા છે અત્યંત અહંકારી છે અને વિકૃત છે લોકો સંસ્કાર વિહીન છે ભગવાન બુદ્ધ એટલું બોલ્યા પંતે ભીખુ આ તે સમાજનો પરિચય નથી આપ્યો તારો પરિચય આપ્યો છે તું આટલા વર્ષ આ સત્સંગમાં રહ્યો છતાં તારી અંદર વિકૃતિ હતી એ જ તને દેખાણી તને કોઈ સારો સજ્જન ન દેખાણો તને કોઈ નિર્માની ન દેખાયો તને વિકૃતિ રહિત ન દેખાણો વિકૃતિને તે ઓળખી ત્યારે ને તારામાં વિકૃતિ હતી માટે તારો પરિચય છે સમાજનો પરિચય નથી બીજી વાત બુદ્ધે બહુ સરસ કરી કે કૂતરો મળ વિષ્ટા મૂત્ર આવું ગંદી વસ્તુઓ ચાટે છે ભીખું એનો અર્થ શું મહારાજ એને ભાવે છે બસ વિષ્ટા ભાવે છે એટલે મમળાવે છે તને ગંદકી ફાવે છે એટલે તું મમળાવે છે તને જો સત વસ્તુનો સ્વાદ આવ્યો હોત તને નિર્વાણનો સ્વાદ આવ્યો હોત તો તે ન મમળાયું હોત નિર્વિકાર દશાનો તને સ્વાદ આવ્યો હોત તો તે ન મમળાયું હોત આપણે નક્કી કરવાનું છે આપણે દિવસમાં શું મમળાવીએ છીએ આપણને ગુણ ગમે છે તો એ મમળાવીએ અવગુણ જ મમળાવતા હોય હાથમાં વચનામૃતનો ચોપડો હોય ને અવગુણ મમળાવતા હોય તો આપણને વિષ્ઠા ભાવે છે એનું પ્રમાણપત્ર છે સીધી વાત છે હું ખોટું નથી કહેતો ને આપણને શું ભાવે છે એ આપણે મમળાવીએ કૂતરાને જેમ વિષ્ઠા ભાવે છે તો મમળાવે છે આપણને જો અવગુણ ફાવતા હોય તેનો અર્થ છે કે આપણને સ્વાદુ લાગે છે આપણે ભગવાનનું નામ ગમતું નથી એટલું મીઠું નથી લાગતું બીજાનો અવગુણ લેવો બીજાની નિંદા કરવી બીજાની ઈર્ષા કરવી હે નિંદા અમારા નારાયણ ભગત સરસ કહેતા એ નિંદામાં તો એવો હવાદ આવે કે એવો તો રીંગણાના વઘારના સ્વાદ ન આવે એવો સ્વાદ આવે રાયતું રાયતું નીકળી જાય મીઠું લાગે તો મમળાવે છે ને મીઠું લાગે છે એનો અર્થ છે કે જે ગંદુ છે એ ભાવે છે એ ભાવે છે એ કોનો પરિચય કોઈ પણ પ્રાણી એવું ચાટે છે તેનો પરિચય શું કે કૂતરું કે ભૂંડ છે આપણે એ ચાટીએ છીએ એનો અર્થ શું છે કે આપણે સત્સંગી કહ્યા એવા નથી આપણને આ ગંદકી ફાવે છે એટલે મહારાજે કહ્યું જેને સત્સંગમાં વધારો થવાનો હોય તો એને સદવાસનાની વૃદ્ધિ થાય સદવાસના શું છે મારે સંત થવું છે મારે શુદ્ધ થવું છે મારે સેવક થવું છે મારે દાસ થવું છે મારે નિર્માની થવું છે આપણે સાધુ થયા આપણે સત્સંગી થયા દોષ ટાળવા માટે થયા છીએ દોષ વધારવા માટે નથી આવી સદવૃત્તિનો જન્મ થાય એટલે શું થાય કે જ્યાં સારું હોય એને મમળાવે અને કોઈ દુનિયામાં એવો માણસ જન્મો નથી કે એમાં એકાદો સારો ગુણ ન હોય અને કોઈ એવો માણસ ન પણ જન્મો હોય કે જેમાં એકાદ દુર્ગુણ ન હોય એ તો એક સનાતન વાત છે લેવું છે શું એના ઉપર આધારિત છે જો લેવામાં ફરક પડી જાય તો વાત આખી તો બદલાઈ જાય લેવું છે શું અરે ભગવાન શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીયાથી બે સંતો આવ્યા અહીં દાદાના દરબારમાં સંતોને જમવાની પંક્તિ થઈ છે એ આ વચનામૃત છે યાદ રાખવા આ વચનામૃતનો અત્યારે હવે આપણે એનો સંબંધ જોડીએ છીએ આ આ પ્રસંગમાંથી આ વચનામૃત ઊભું છે ઊભું થયું છે બધા સંતોને પીરસી અને મહારાજે પત્ર છલકાવી દીધા મહારાજ હાથ ધોઈ અને ખુરશી ઉપર બેસી ગયા એ વખતે લક્ષ્મીવાડીએ થોડી સેવા પ્રવૃત્તિમાં રોકેલા નિર્મળાનંદ અને એમની સાથેની એક જોડના સાધુ એ થોડા મોડા પડ્યા દાદાના દરબારમાં આવ્યા હતા પંક્તિ બેસી ગયેલી પાત્ર પીરસાઈ ગયેલા સંતો સ્તુતિના શ્લોક બોલતા હતા મહારાજ બેઠા છે અને સંતો આવ્યા બધાની નજર ગઈ કરે નિર્મળાનંદ બહુ મીઠા સંત હો એવા નામ જેવા ગુણ ભોચનામૃતના એમના પ્રશ્નો પણ એવા જ છે એવા નિર્મળ સંત ખરેખર એવા નિર્દોષ અને ભદ્ર એનો અવગુણ નિર્વિકારાનંદ સ્વામીએ લીધો તો તકલીફ પડી ગઈ એવા સંત એ નિર્મળાનંદ સ્વામી અને એ પેલા આવ્યા મહારાજ અમે તો રહી ગયા મહારાજ કે સંતો અમે તો હાથ ધોઈને બેસી ગયા છીએ હવે અમે હાથ નહીં પેલા કરીએ અરે મહારાજ તમારી પ્રસાદી એક કામ કરો સંતો આ પાત્ર લઈને બંને સંતો નીકળે સૌ તમારા પાત્રમાંથી થોડું થોડું આપો આ જીવતી પાઠશાળા અને દાદાના દરબારમાં નિર્મળાનંદ સ્વામી બીજા સંત એ હાથમાં કાષ્ટાનું પાત્ર લઈને એક એક સંતો પાસે જાય અને સંતો આપવાનું હોય નબળું આપે સારું આપે એક તો સારું મળ્યું અને પાછું બધાની પ્રસાદી મળી મહારાજની હતી સાથે પાંચસો એ પરમંશોની માનો પંક્તિ હોય તો પાંચસો સંતોની પ્રસાદી મળી સહજાનંદ સ્વામીની પ્રસાદી મળી સારી સારી વાનગી મળી વિપુલ પ્રમાણમાં મળી પાત્ર છલકાઈ ગયા બેઠા એટલે મહારાજ તાળી વગાડી સાંભળો અને આ વચનામૃત મહારાજે ત્યારે કહ્યું સાંભળો આ રીતે બધાના જીવનમાંથી જો થોડું થોડું લઈ લેશો ને ગુણ રૂપે તો તમારું જીવનનું પાત્ર છલકાઈ જશે અને પ્રસાદી ભૂત બનશે પાવન સંસ્કારો હશે અને તમે ભવભવની ભૂખ ભાંગી શકશો અને પછી આ વચનામૃતની મહારાજે વાત કરી પણ કે જેને પડવાનું થયું હોય એને અવગુણ આવે અને જેને સત્સંગમાં વૃદ્ધિ થવાનું હોય એને આવી રીતે લઈ લેવાનો ગુણ ચાલે દ્રષ્ટિ થાય તો બધું થાય હું તમને એક વાત કહું જાપાનની એક એરલાઇન્સ થોડા વર્ષો પહેલા બનેલી વાત છે આ હો એકદમ એ કંપનીની એવી ગુડવિલ એવી સાંખ ઘણા માલવાહક જહાજ અને પેસેન્જર જહાજ એટલે એરલાઇન્સ ચાલે પણ એટલું સમય પ્રમાણે ચાલે કે એની સમય પાલનતા એની વ્યવસ્થા એની સેવા એનો શિષ્ટાચાર નંબર વન દુનિયા હા પડે એક મિનિટ તમે ત્રીસ ને ત્રણ ને અગિયાર મિનિટ એટલે ત્રણ ને અગિયાર પ્લેન ઉપડી ગયું હોય ત્રણ ને ત્રણ મિનિટ એટલે પ્લેન લેન્ડિંગ થઈ ગયું આટલી એક્યુરેટ ટાઈમ એટલું સજ્જડ વ્યવસ્થા એની કોઈ બરોબરી ના કરી શકે એક દિવસ એવું બન્યું એક અધિકારીથી કંઈક સેજે શું ભૂલ થઈ અમે તો સેજ ભૂલ થાય પતી ગયું એક પ્લેન ત્રણ મિનિટ મોડું પડવાનું હોય તો પૂરું થઈ ગયું આખો ટાઈમ ટેબલ વિખાઈ ગયું એટલી ગોલમાલ થઈ ગઈ કે કેટલાય ફ્લાઇટો રદ કરવી પડી કેટલાયના માલ રખડી પડ્યા કેટલાય પેસેન્જર રખડી પડ્યા આબુરના ધજાગરા થઈ ગયા આ તો વર્ષોથી ઇજ્જત કરે જે નિપજાવી એના ઉપર બટ્ટો લાગી ગયો આખું તંત્ર ખફા થઈ ગયું સમિતિ તાબડતોબ મળી કે આ ભૂલ કરનાર છે કોણ ખોળી કાઢો એક અધિકારી ના ઉપર આ વાત આવી અને એમણે ભૂલ કરી એ શોધી કાઢવામાં આવ્યું હાઈ લેવલની કમિટી ભેળી થઈ આને દંડ શું કરવો આપણી આબરૂને ધૂળમાં મેલાવી દીધી છેવટે એ બધા સમિતિના સભ્યોએ નિર્ણય કર્યો કે આમને રાજીનામું આપ્યા સિવાય રૂક્ષદ આપ્યા સિવાય બીજો કોઈ આને માટે રસ્તો ન ગણાય અને બધાએ રૂક્ષદ આપતો રિપોર્ટ લખી નાખ્યો નોંધ મારી નોટ તૈયાર કરી નાખી એ વખતે એક માણસ બોલ્યો દાહો અને શાણો એમણે કહ્યું સમિતિના બધા સભ્યોએ મંજૂરી સાથે આમને રુક્ષદ આપવાનો રિપોર્ટ લખી નાખ્યો છે એટલે હવે તો કોઈ સવાલ જ નથી મારે કંઈક કહેવાનું પણ હું છતાં એક વાત કહું કે આમાં બે લાઈન આપણે ઉમેરી શકીએ એવું કંઈક થઈ શકે ક્યારે કે એ વીસ વર્ષથી આ અધિકારી કામ કરે છે આપણે તો એ આપણે એના વીસ વર્ષનો રિપોર્ટ તપાસી લઈએ કે એમણે વીસ વર્ષમાં આપણા માટે શું કર્યું છે અને કેટલી ભૂલો કરી છે તો વધારે ભૂલો કરી તો વધારે લખીએ ઠપકો અને પછી છૂટો કરીએ અને કંઈ સારું કર્યું હોય તો બે શબ્દો આભારના લખવા એ આપણી કંપનીની સારી બાજુ ગણાશે એટલે બધા લોકોએ તરત કોમ્પ્યુટર ઓન કર્યું સ્ક્રીન ઉપર મળ્યો બધો રિપોર્ટ ફરવા ગ્રાફ મળ્યો ઊંચો જવા પણ જોતા જાય અને લોકો સજ્જડ થતા જાય ત્રણ મોટા ઓર્ડરો લાવનાર આ અધિકારી કરોડો ખોટા વેડફાતા બચાવનાર આ અધિકારી અમુક ઇન્ટરનેશનલ સર્વિસો શરૂ ન થવામાં પડેલી પોતે જઈને શરૂ કરાવનાર આ અધિકારી એક પછી એક એટલા બધા એના ઉપકારો આવ્યા કે આટલી સરસ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે એ બધું બનાવનાર પણ એ અધિકારી કર્મચારીઓને સાચવી લેવામાં આ અધિકારી ન ગણાય એટલા રિપોર્ટ એની સામે આવ્યા બધા ચૂપ થઈ ગયા આટલા બધા જેને ઉપકારો કર્યા છે અને આટલી બધી કંપનીને તરતી કરનાર જે માણસ છે એનાથી એક મિનિટની ભૂલ થાય અને આપણે એને કાઢી મૂકો પાણીને પાયે એ આપણને લાંછન રૂપ કહેવાય તરત જ રિપોર્ટ ફાડી નાખ્યો અને કાયમી એ માણસને રાખી અને સમિતિ ઊભી થઈ ગઈ કારણ શું ગુણ જોયા અવગુણ જ જોયો હોત તો કોઈ સવાલ જ નહોતો એમ જ્યારે ગુણગ્રાહી દ્રષ્ટિ આવે કોઈનો અવગુણ આવે કે આ માણસ આવો છે સારું એવો છે ને એવો છે ને એમ જ રહેવા દો ખામી તો હોય પણ હવે એના જે ગુણ છે એની તપાસ એને શું શું કર્યું છે બીજી કઈ કઈ બાબતોમાં સારો છે બસ તરી જવાય આ જે ગુણગ્રાહી દ્રષ્ટિ છે તો માણસ પોતાનો અવગુણ છોડે અને મહારાજ કે બીજાને મોટા સમજે એક તો સદવૃત્તિનો વધારો થાય બીજાને મોટા સમજે અને હરિભક્ત માત્રનો સત્સંગી માત્રનો ગુણ આવે હું મોટો નથી હું ન્યૂન છું મોટા તો બાપા બધા છે હવે બહુ નિખાલસપણે વિચારો છે મને તમને આપણને બધાને શું થાય હું મોટો છું ન્યૂન તો બીજા છે થોડે વચ્ચે અંશે સતત નહીં તો કોઈ પણ એવા પ્રસંગે કે હું મોટો છું બાકી બધા ન્યૂન છે ત્યારે એટલો વિચાર કરવા જેવો નહીં કે જ્યારે આપણે પોતાને મોટો ગણીએ ત્યારે એટલું એક કાગળ અને પેન લઈને બેસું કે મારામાં કેવા ન કહી શકાય ને સંભળાવી શકાય એવા કોઈની જાણ બારા પણ મારા દોષ કેટલા અને મેં કેટલી કેટલી આજ્ઞાઓ લોપી અને મેં એમાં ભગવાનને કેટલો છેતર્યો મેં સંતોને કેટલા છેતર્યા અને મેં કેટલો દંભ કર્યો એનું લિસ્ટ બનાવો તરત મોટાઈ ઓગળી જશે કે ભાઈ આમાં કોઈને મોઢું જ દેખાડ્યા જેવું નથી આપણે નકામાં મોટા થઈને પૂજની થઈને બેસી જાય છે પણ આ લિસ્ટ બતાવે છે કે આમાં કઈ હારાવાટ નથી બોલો કરવા જેવું કે નહીં પણ એ લિસ્ટ સામે ધ્યાન નથી આપતા એટલે મોટાઈ મોટાઈ ઘુમરાયા કરે છે હા લિસ્ટ પણ પડકે પીડ્યું છે પણ એ લિસ્ટ જો ખોલવામાં આવે તો સૌ જીવન છે સારા નબળા બધા આ તે પ્રસંગો જે બધું હોય પોતાનું જો લિસ્ટ બનાવે ન્યૂનતાનું તો તરત દેખાય કે હું જ સર્વથી ન્યૂન છું બાકી બધા મોટા છે બધા બહુ સારા છે હું ખરાબ છું ઓહો રામકૃષ્ણ પરમહંસના બે ચેલકા બાજી પડ્યા એવા બાઈજાત મારા બથો બેઠાવી ગયા હવે માથે તો ટાયલું પણ હવે એવા બાઈજાત માથા ભટકાવ્યા પ્રશ્ન શું હતો ખબર છે ઓઈલો કે તારા કરતા હું મોટો પેલો કે તારા કરતા હું મોટો એવા બાજ્યા બાજા બાજા ભાઈ હા હા હા પછી બાજીને થાક્યા ને એટલે કે હવે એમ તો નિર્ણય નહીં થાય આપણે બાપજીને પૂછીએ એટલા પાછા નિખાલસ ખરા એટલે પરમજી પાસે આવીને પ્રણામ કરીને બેઠા કે બાપજી એક પ્રશ્ન છે તો કે કેમ આમ આંખો બાંખો બધી ફરી ગઈ છે અને બધા કપડાં બપડા અસ્તવ્યસ્ત થઈ ગયા તો કે એનું પૂછો માં <laughs> અમારા પ્રશ્નનો જવાબ આપો એટલે બધું ઉકલી જશે તો કે બોલો તો કે હું કઉ છું કે હું મોટો અને આ કે છે એ મોટો એમ માને છે અને એનો અમારે ઝઘડો છે તો ખરેખર તમે બતાવો એટલે અમારો વાત પતી ગઈ અમારે બેમાંથી મોટો કોણ તમે નિર્ણય આપો કારણ કે તમે ગુરુ છો અમારા કરતા તમે જાણો અને તમે જે બતાવો એ અમારા નિર્ણય એટલે અમારા બેમાંથી મોટો કોણ કોણ પરમહંસજીએ બાપાએ એકસો સોનાના તોલા જેવી વાત કરી અને આપણા તોલા તોડી નાખે એવી પરમહંસજીએ કહ્યું કે જે બીજાને મોટો માને એ મોટો એટલે બોલ્યો કે ના ભાઈ તમે મોટા ના રે હું ક્યાં હું તો ઝીલ્યો ના રે ના તું મોટો ઓલો કે નહીં નહીં મને પાંચ દંડવત કરવા દે તું મોટો પરમજી જોઈ રહ્યા જોયું બે મોટા થયા આમાં કોઈ ન્યૂન રહ્યું અને બાજી બાજીને બે ન્યૂન થયા અને બીજાને માન આપીને બે મોટા થયા બીજાને મોટો ગણે બીજાને માન આપે એ મોટો બીજાને નાનો ગણે બીજાને હલકો ગણે બીજાને દોષિત ગણે બીજાને ખામીવાળો ગણે એ પોતે જ દોષિત પોતે દોષયુક્ત પોતે જ અવગુણ આવી દ્રષ્ટિ થાય તો મહારાજ કે ઓહો એને આઠે પહોર આનંદ સત્સંગનો આનંદ વર્તે બોલો સત્સંગ મળ્યો છે પણ આનંદ આ દ્રષ્ટિ હોય તો એને બધે ગુણ જ દેખાય ઓહો હો કેવા ભક્તો છો આવા સાધુઓ તો ક્યાંય મળે બજારે ફરવા જાય આવા મળે ક્યાંય દેખાય કેવા સારા છે હે આ હરિભક્તો જુઓ ને કેટલા કષ્ટ વેઠીને આવે ઓહો કેવા રૂડા છે ક્યારેક કોઈ કંઈ કહી દઈએ કોઈ અપમાન કરી લઈએ તો હશે બાપજી કેવા નિર્દોષ છે કેવા રૂડા છે અને આવો સત્સંગ ઓહો આઠે પહોર આનંદ વર્તે અમારા ચુડાસમા સાહેબ કલેક્ટર વ્રત થઈ ગયા નેવું અઠાણું વર્ષ થઈ ગયા હવે આવી નથી શકતા પણ આવે ઓફિસમાં બેસે ઠાકોરજીના દર્શન કરે માંડ માંડ ચાલી શકે દરબારી શરીર કલેક્ટરનો મોભો ભોગવેલો પણ સંતના દાસ એને કહીએ અવસ્થા થઈ ગઈ કેમ છે બાપા હું બોલે ખબર છે આ હા હા હા સ્વામી આ સત્સંગ મળ્યો આ મહારાજ મળ્યા આ વચનામૃત મળ્યા આ ભક્ત ચિંતામણી મળી આ સંતો મળ્યા શાસ્ત્રીજી મહારાજ જેવા આપણા ગુરુ મળ્યા આનંદ આનંદ આનંદ છે સામે છેડો દેખાય છે પણ મહારાજના રથડા તૈયાર હોય એવા ભાસ થાય છે કોઈ દુઃખ નથી શરીર તો લટકે લબડે શિથિલ થાય પણ આવો સત્સંગ ન મળ્યો હોત તો હું થાત એટલે આઠે પહોળ અમૃતના ઓડકાર છે એવો સત્સંગ મળ્યો છે કેવો દિવ્ય સત્સંગ છે કેવો દિવ્ય છે લ્યો કહેવાઓ અને વાત વાતમાં ઓડકાર હાલી નો કે પણ ખોખારો ખાય સત્સંગ છે આવું ન મળે ભાઈ આવું ન મળે આવી સમજણ ન મળી હોત તો ક્યાંક ક્યાંક પાણો મૂકીને સિંદૂર ચોપડીને બેઠા હોત ને કાંઈક બીજા ન જપાય એવા રીમ ક્લીમ હિમ કરતા એના કરતા આમ મળ્યું અને આ જપ કરીએ છીએ ભાઈ આપણા તો ભાગ્યનો કોઈ પાર નથી એક ઓડ બાઈને રાત્રે દેહ પડ્યો તો મહારાજ સહજાનંદ સ્વામી તેડવા આવ્યા ઓડ ઓળબાઈ ઓળખી નહીં કે આપ કોણ તો કે હું ભગવાન સ્વામિનારાયણ તમારું આયુષ્ય પૂરું થયું પૂરું થયું હું તમને મારા ધામમાં તેડવા આવ્યો છું અરે મહારાજ ઓલા દાદાના ભગવાન એ હા એ દાદાનો ભગવાન એ હું મહારાજ મેં તમારી કંઠી પહેરી નથી મેં તમારા નિયમ ધર્મ લીધા નથી મેં તમારી કઈ સેવા કરી નથી મારા ઉપર આટલો બધો આશીર્વાદ આટલો બધો રાજીપો કેમ અંતકાળે મહારાજ મને આ શરીરની પીડામાંથી મુક્ત કરવા તો મહારાજ બોલ્યા માજી સાંભળો આજથી દસ વર્ષ પહેલા તમે મારા દાદાના ઓરડા તમે ઓળીપો કરી ગયા હતા અરે અરે મહારાજ એ ઓળી પોતો મેં આઠ આના લઈને કર્યો હતો મેં ક્યાં મફત કર્યો હતો મહારાજ કે પૈસા લઈને કર્યો હતો પણ તમે કેવા ભાવથી હાથ ફેરવીને ઓળીપો કર્યો હતો ઓહો આવા સાધુડા અહીંયા રહે છે મને આવું કામ મળ્યું આ સેવા મળી આપણા કેવા મોટા ભાગ અરે જેને ભગવાન કહે છે એ અહીંયા રહે છે તો કેવા ભાગ છે પૈસા લીધા પણ ભાવ હતો ને એ ભાવથી તેડવા આવ્યા છે હાલો આવો સત્સંગ આવો અમૃત છે એમાં આપણે બેઠા છીએ દાદાના દરબારના ગોપીનાથજીના મંદિરના પાયા નખાણાન સહજાનંદ સ્વામીએ આહલેખ મૂકી પુકાર કર્યો એ ઘોષણા કરી કે આ દાદાના દરબારમાં અમે ગોપીનાથજીનું મંદિર કરીએ છીએ <clears throat> ઘોષણા કરીએ છીએ આ ગોપીનાથજીના મંદિરના પાયામાં જે કોઈ પથ્થર નાખશે એને હું મારું ધામ આપીશ હવે એક માજી દહીણું દળાવા જાય હાથમાં ડબ્બો બાજરાનો અને એમાં ડાઘ્યો કૂતરો પાછળ પીડ્યો માજી કે માયરાક મરશું માયરાક મરશું છાતી થડક કે ઉથડક ગયા કે રહ્યા ગયા કે રહ્યા એવું મીંડું દેખાવ ચૂધી નાખશે હમણાં ડાગ્યો આ રે મય રે આ કઈથી બાહે આવ્યો કે માજીને કાંઈ હાથ ન આવ્યું તે રસામાંથી પાણો લઈને ભેરવીને કૂતરા વાહે જવા દીધો કૂતરું તો મારું ગિલિન્ડર હોય ને એ બાઉ કરતું ચટકી ગયું અને પાયામાં દડતો દડતો પેલો માજીએ ફેંકેલો પથરો ગયો એ ડોશીનો અંતકાળ આવ્યો તો મારા હાથમાં પથરો ખખડાવતા આવ્યા માજી અમારું પણ છે કે ગોપીનાથજીના પાયામાં પાણો નાખી અને ધામમાં તેડવા હું તમને તેડવા આવ્યો છું હાલો અરે મહારાજ એ તો મેં કૂતરો તગાડવા નાખ્યો હતો અહીં ભલે તમે કૂતરો તગડવા નાખ્યો પણ પડ્યો તો પાયામાં એમ આ સત્સંગમાં બાપા પાયામાં પાણા નાખીએ ને ઇમારતમાં તો સહજાનંદ સ્વામીના તેડા તો છે પણ આ ઇમારતમાં ફાંકા પાડવા જો પાણા મારી બેઠા બેઠા ગાબા પાડી તો પછી એ તેડવા આવે કારણ પાયામાં શરત છે દિવાલમાં ફાંડા પાડવા ક્યાંથી આવે પાયામાં નાખો પાયામાં જે પાણા નાખે અને પાયાના પાણા જે થઈ ગયા એ આપણે પરમહંસો એ નીવકી ઈટ સમાન એ ડૂબી ગયા પાયાના પથ્થર થઈ ગયા અને શિખર તો આપણે બધા થયા પણ હવે જો ગાબડા ન પાડીએ તો એવો એવો સત્સંગ છે એનો મહિમા સમજે ત્યારે એમ થાય કહો હો કેવો સત્સંગ મેળો છે સેજે સેજે બે હાથમાં લાડુ છે તમારે ક્યાં ખોટ છે આ લોકમાં જલસા છે દુબાકા છે અને પરલોક તો તૈયાર જ છે કોઈ વાંધો નથી એટલે ઘણા નથી કહેતા કે ભગવાન છે કે નહીં આમ ને તેમને એટલે અમે એને કહી કે ભાઈ ભગવાન હોય કે ન હોય હાલો માનો કે ન હોય તો તમારા આ લોક કઈ ગ્રહસ્થો ખોટો છે તમે હું બાકી રાખ્યું ભોગવવામાં લેરાજ કર્યા છે મરી ગયા પછી નથી કાંઈ તો નથી અને ન હોય તો અમારે શું થાય કયો જી એટલે તમારે તો બે હાથમાં લડ્ડુ છે અને આવો સત્સંગમાં બેઠા છો લેરથી હવ બેઠા છીએ એવો મહારાજ કે સત્સંગનો મહિમા સમજાય તો આખો દિવસ આઠે પહોર તો આનંદના સાગરમાં ઝૂલતો રહે અને મહારાજ કે એવી મોટપને પામી જાય કે એની મોટપને ભવ બ્રહ્માદિક વખાણે દેવતાઓ વખાણે અક્ષરાધીશ એનું સ્વાગત કરવા આવે એવી મોટપને પામી જાય એવો આ સત્સંગ છે સત્સંગમાં ભલું બુરું કંઈક થતું હોય તો ત્યારે જેમ ડૉક્ટર નિદાન કરે એમ અવગુણ હોય તો જોવે ને દર્દીના જોવે ડૉક્ટર જોવે એ જો ન જોવે તો પેશન્ટ સારો કેમ થાય એમાં સમૃદ્ધ સત્સંગ છે એમાં કોઈને અવગુણ હોય ખામી હોય તો જવાબદારીવાળા માણસો એને જોવે તપાસે એને કહે એવો અર્થ એવો નથી કે બસ કોઈના દોષ હોય તો પછી ના જોવાય નહીં જોવા પણ સારી ભાવ પ્યારથી જોવે ખારથી નહીં એનું સારું કેમ થાય સત્સંગનું સારું કેમ થાય એટલે ગબરગણ થઈ જવાનું નથી ઓળખે છે આવું છે મારે લેવો નથી તમે બજારે દુકાનમાં જાઓ અને વસ્તુના ભાવથાલ પૂછો પણ જે વસ્તુ લ્યો એના પૈસા ચૂકવવા પડે ભાવથાલ પૂછાના થોડા ચૂકવવા પડે એ તો જાણે ઓળખે છે લે નહીં પ્યારથી કેવું ઘટે સત્સંગના રૂડા માટે પણ પોતાનો સ્વાર્થ ક્યાંય વચ્ચે આવે નહીં એવું અમૃત જેવું મીટર મહારાજે આપ્યું કે જે વધવાનો થયો હોય તો ગુણમય દ્રષ્ટિ હોય દાસત્વની વૃત્તિ હોય અહમશૂન્ય વૃત્તિ હોય અને આઠે પહોર ગુણભાવમાં ઝૂલતો હોય સદવાસનામાં સદવૃત્તિમાં જીવતો હોય અને જો પડવાનો થયો હોય સમજી લો વૃત્તિ ન ઓળખાય અસત છે કે સત પણ હૈયું બળ્યા કરે છે સંતોને જોઈને ઠરે છે નથી ઠરતું કોઈનો ગુણ આવે છે નથી આવતો તો સત્સંગમાં બેઠા છીએ તોય આપણે સત્સંગમાંથી પડવાના પગથિયાઓ ઉતરી રહ્યા છે એટલે એમાંથી પડીને ગબડી આપણું કલ્યાણ ન બગાડીએ એવી સમજ કેળવી લઈએ અને આવેલો મહામૂલ્ય સત્સંગ એ જેમ પેલા ભાઈ ગાડી ચૂકી ગયા એમ આપણે ગાડી ચૂકી ન જઈએ કેટલી ઉંમર રહી કેટલી અવસ્થા રહી તો પોતાની દ્રષ્ટિ સુધારે એટલે અમૃતમય સત્સંગ છે એની પ્રાપ્તિ આપણને થાય એવો સત્સંગ છે કે ભાઈ સંતો દ્રષ્ટાંત આપે છે ને કે ભાઈ વૈકુંઠમાં જવું હોય મચ્છરને તો મરી જાય તો ન જઈશ પણ ગરુડની પાંખમાં બેસી જાય તો આરામથી પહોંચી જાય એમ અક્ષરધામમાં જવું એ તો બહુ અઘરું છે બાપા લોઢાનો ગોળો વાયુને લેરખે પડતો મૂકી દઈએ તો ત્યાંથી અહીંયા આવતા આવતા કાનસ અડતરાથી ઘસાતા નહીં પવનને લેરખે ઘસાતો ઘસાતો અક્ષરધામમાંથી પડતો મૂકે તો અહીંયા આવે તો ધૂળ ભેળો ધૂળ થઈ જાય લાખમણ લોઢાનો ગોળો એટલું છેટું મતલબ કે એટલું અઘરું એટલું કઠન પણ એ અક્ષરધામ આ સત્સંગમાં કોઈ પડ્યો રહે અને ગુણાતીતાનંદ સ્વામી કે કાંઈ ન કરે પણ આ સંતો અને ભક્તોનો ગુણ લે તો એની સેવા મારે કરાવવી એવું મારું વચન છે સ્વામી કહ્યું ભલે કાંઈ ન કરે પણ બધાનો બેઠા બેઠા ભલે ખાય અને ગુણ લે તો એની સેવા હું કરાવું એવો મારો સ્વભાવ છે તો વાત તો તમને ગમી હશે આપણે સૌ એને વિચારીએ અને આપણા હાથમાં આવેલી બાજીને જીતી બાજી ગયો હારી મનવા જીતી બાજી ગયો હારી એવું ન થાય એના માટે આને વિચારતા રહીએ ભગવાન આપણને એવી બુદ્ધિની શુદ્ધિ આપે અને રોજ પ્રાર્થના કરીએ કે મહારાજ અમને કોઈનો એવો દ્રોહ અવગુણ ન આવે અને અમને અવારા વધુ ને વધુ અવગુણ સૂજે એવી કૃપા કરજો એવી પ્રાર્થના સાથે આપણે પૂરું કરીએ સહજાનંદ સ્વામી મહારાજ